જય સ્વામિનારાયણ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે તે કાંતા ધનગત ચિંતા વાતુલ કિમ તવ નાસ્તિ નિયંતા એમાં ચિંતા વિશે વાતો થઈ ચૂકી પછીનો જે બીજીનો બીજો ટુકડો છે ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવારણવ તરણે નવ એક ક્ષણનો પણ સત્સંગ ભવસાગર પાર કરવા માટે નૌકા સમાન છે એટલે શંકરાચાર્યજી કહે છે સત્સંગની ચિંતા કરો સંસારની ચિંતા છોડો ક્ષણનો સત્સંગ એનો મહિમા આપણે ગયા પ્રવચનમાં સાંભળ્યો હતો આજે પણ હજી થોડુંક એ વિશે સાંભળવા જેવું રામાયણમાં એક નાનકડો પ્રસંગ પણ સરસ છે અને આ વિશે ઘણું બધું કહી જાય છે તો એને આપણે ટૂંકમાં થોડો સાંભળી લઈએ તમે જાણો છો એ પ્રમાણે ભગવાન રામચંદ્રજીને વનવાસ થાય છે તેર વર્ષ ચિત્રકૂટમાં રહે છે રામ લક્ષ્મણ અને સતી સીતા ચૌદમું વર્ષ દંડકારણ્યમાં પંચવટીમાં ગોદાવરી તટે એક વર્ષ નિવાસ કરે છે એ દરમિયાન રાવણ આવે છે અને સીતાજીનું અપહરણ થાય છે રામ અને લક્ષ્મણ દુખી થાય છે અને પછી સીતાજીની શોધ કરવા માટે નીકળી પડે છે શોધખોળ કરતા કરતા મૈયા શબરીને મળે છે ત્યાંથી આગળ જતા કિસ્કિંધા નગરી તરફ જતા સુગ્રીવની સાથે મિત્રતા કરે છે સુગ્રીવ છે કિસ્કિંધાના રાજા વાલીનો ભાઈ છે સુગ્રીવ અને વાલી બંને ભાઈ છે કિસ્કિંદા નગરીના પણ બંને ભાઈ વચ્ચે થોડો ડખો થયો જેમ બધે થતું હોય છે તેમ એટલે વાલી મહાબળવાન હતો બળવાન એટલે એ જમાનામાં ભગવાન રામને લક્ષ્મણને સીતાજીને હનુમાનજીને છોડીને એના જેવો કોઈ બળ્યો નહોતો રાવણને તો એ બગલમાં દબાવીને છ મહિના ફેર્યો હતો રાવણને વાલી છ મહિના સુધી રાખ્યો હતો અને અંગત નાનો હતો ત્યારે એને ઘોડિયાની ઉપલી દાંડી ઉપર ઊંધો લટકાયો હતો દસ માથા હોય એટલે ઘૂઘરો જાણીને રમતો આવો બળિયો વાલી હતો હવે એ સુગ્રીવની પાછળ મારવા માટે દોડ્યો સુગ્રીવ ઋષિમુખ પર્વત ઉપર ચડી ગયો ત્યાં વાલીને શાપ હતો જઈ શકતો નહોતો એટલે બચી ગયો એ દરમિયાન રામની સાથે મિત્રતા થઈ અને રામજીએ એક જ બાણથી વાલીને મારી નાખ્યો અને સુગ્રીવની સાથે મિત્રતાને નાતે કારણ કે સુગ્રીવની પત્ની પણ વાલી લઈ ગયો હતો અને સીતાજીનું અહીંયા રામ તરફથી અપહરણ રાવણ કરી ગયો સુગ્રીને તો ખબર હતી કે એની પત્ની કોણ લઈ ગયું છે સીતાજીને કોણ લઈ ગયું એટલું સ્પષ્ટ નહોતું અરસપરસ બંનેને મદદ કરવી એવી વાત હતી એટલે ભગવાન રામે પ્રથમ મદદ કરી અને એને કિસ્કિંધાનો રાજા બનાવ્યો એની પત્ની પાછી સોંપી એ બધી વાત પૂરી થઈ પછી કથા લાંબી છે પણ એમાં આપણે નહીં જઈએ એટલે ટૂંકમાં પછી વચન પ્રમાણે પછી સુગ્રીવ સીતાજીની શોધ આરંભે છે એમાં ચાર દિશાઓમાં ચાર ટુકડીઓ રીછ અને વાંદરની બનાવીને મોકલે છે સીતાજીની ખોળ કરો એમાં દક્ષિણ દિશા તરફ અંગદની આગેવાની નીચે જે ટુકડી છે વીસ પચીસ વાંદરની એમાં હનુમાનજી પણ છે ને જાંબવંતી પણ છે શોધખોળ કરતા કરતા છે કિસ્કિંદા નગરીથી નીકળીને સાગર કિનારે આવી ગયા દક્ષિણમાં ઝાડ પહાડ વન ઉપવન ગિરિકંદરાઓ બધું ફૂંફળ્યું પણ ક્યાંય સીતાજી મળ્યા નહીં અને હવે તો આગળ જમીન પૂરી થઈ ગઈ એટલે ઉદાસ થઈ ગયા એ વખતે ત્યાં સંપાતિ નામનો ગીધ મળે છે જે જટાયુનો ભાઈ હતો ગીધની દ્રષ્ટિ તો બહુ દૂર દૂર જાય એમણે કહ્યું કે લંકામાં સીતાજી છે હું અહીંથી જોઉં છું પણ મારી પાંખો બળી ગઈ છે એટલે હું કાંઈ ઉડી શકું એમ છું નહીં નહીતર હું અત્યારે ને અત્યારે રાવણને ઉપાડી આવું સીતાજીને પણ પાંખ ઉપર બેસાડીને લઈ આવું તમારે કંઈ મહેનત કરવી પડે નહીં પણ હવે આવું કંઈ થશે નહીં તમારામાંથી કોઈ જો આ ચારસો ગાવનો દરિયો ચારસો ગાવ એટલે આઠસો કિલોમીટર એને કોઈ પાર કરીને જાય તો લંકામાં સીતાજીની મુલાકાત થાય એટલું કહીને સંપાતિ નીકળી ગયો અહીંયા પ્રશ્ન થઈ ગયો જાય કોણ એ પણ કથા લાંબી છે ટૂંકમાં પછી હનુમાનજી તૈયાર થયા હનુમાનજીને બિરદાવ્યા રામવનજીએ સલાહ આપી કે ભાઈ તોફાન કરવાનું નથી શાંતિથી આપણે જોતું આવવાનું છે કે ત્યાં સતી સીતા ક્યાં છે એની હાલત કેમ છે અને લંકાની વ્યૂહરચના જોતી આવવાની શસ્ત્ર અસ્ત્ર શસ્ત્રની આ બધી સેનાની બધી એની ગોઠવણ જોતી આવવાની તપાસ કરીને પાછું વયું આવવાનું પણ બીજી કાંઈ ધમાલ કરતો નહીં આટલી ગાંઠો વાળી હતી તોય આટલું કરીને આવ્યા એટલે હનુમાનજી કે કંઈ વાંધો નહીં હું કંઈ નહીં કરું કંઈ નહીં કરું બસ કંઈ નહીં કરું પછી હનુમાનજી તૈયાર થયા છે છલાંગ મારવા માટે દરિયો ઓળંગવા એટલે સાગર કિનારે એક મોટો પહાડ હતો એ પહાડ ઉપર હનુમાનજી ચડ્યા બધા જ રામનો લક્ષ્મણજીનો જય જયકાર કરે છે હનુમાનજીને સુરાતન ચડે છે મા અંજનીની યાદ અપાવે છે એમના પિતાની યાદ અપાવે છે રામની યાદ અપાવે છે અને હનુમાનજીને રોમ રોમ રોમ રોમ રોમ રોમ રોમ સુરાતન ચડી જાય છે અને પહાડ ઉપર આપણે પેલી દોડ માટે આમ પોઝિશન લેતા હોય ને અથવા તો દંડવત આપણે લઈએ ને એક પગ લાંબો કરીને એક ગોઠણ છાતી અડાડીને બી હાથ પંજા આમ જોડી દઈએ એમ હનુમાનજી આમ પોઝિશન લીધી અને રામ કહીને જે મચરકી મારી આખો પહાડ ધરતીમાં સમાઈ ગયો રહ્યું નહીં સમથળ ભૂમિ થઈ ગઈ કેટલી મચરકી મારી હશે હસ્તી જ નારી પર્વતની એક જ મચરકી મારી આખો પહાડ હાડાડા હેફ દઈને જોયો ગયો અને હનુમાનજી જે વેગથી છલાંગ મારી તે ઝાડવાઓ આસપાસના બધા ઉખડી ઉખડીને અડધા દરિયા સુધી એટલે બસો ગાવ સુધી તો વૃક્ષો ખેંચાઈને જતા રહ્યા મૂળિયા સહિત ઉપડીને અને એક જ છલાંગથી આઠસો કિલોમીટરનો દરિયો પાર કરી અને લંકાના રણ પ્રદેશના કિનારા ઉપર હનુમાનજીએ લેન્ડિંગ કર્યું આઠસો કિલોમીટરનો આ લોંગ જમ્પ છે વિશ્વ રેકોર્ડ ની આ બ્રહ્માંડ રેકોર્ડ છે આ લોંગ જમ્પ આવડો કોનો હોય બોલો એક જ જમ્પથી આઠસો કિલોમીટરનો તમે લોંગ જમ્પમાં ક્યારેક પડતા કે નહીં પડે આટલું કૂદો કોઈ આ બ્રહ્માંડ રેકોર્ડ છે આઠસો કિલોમીટરનો લોંગ જમ્પ માર્યો લંકાના કિનારા ઉપર વૃક્ષોની વનવાટી જે હતું એમાં જઈને ઉતર્યા દુરામ લંકા દેખાણી પણ હનુમાનજીને થયું કે પેલા મારે જોઈ લેવું જોઈએ ક્યાંથી ઘૂસી શકાય છે બુદ્ધિમત્તામ વરિષ્ઠમ છે બુદ્ધિ બળ હોય પણ જયારે અક્કલ ન હોય ને તો કોઈ કામ ન થાય ઘણા એવા હોય બળ ઘણું હોય પણ ઉપર ખાલી હોય એ ઉપર ખાલી હોય ને એટલે જયારે જમવા બેસે ને ત્યારે પેટમાં હમાય ને બધું અહીંયા જાય પછી <laughs> નહીતર તો હે ક્યાં જાય પણ પચાસ પચાસ ગુલાબ જાંબુ સિત્તેર સિત્તેર અડગ્યા પેટ જોતા જ જગ્યા હોય જ નહીં ઉપર ખાલી હોય એટલે ત્યાં ભરાય બધું પણ હનુમાનજી બળવાન પણ છે શીલવાન પણ છે અને બુદ્ધિવાન પણ છે હનુમાનજીએ વિચાર્યું પેલા જોઈ લેવું જોઈએ એટલે ફરીથી પાછા પહાડ ઉપર ચડ્યા ત્યાં લંકાના અને હનુમાનજી આમ જોયું બન બાગ ઉપવન વાટિકા સરકૂપવાપી સોહી નરનાગ સુર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહી કહુમાલ દેહ વિશાલ શૈલ સમાન અતિ બલગર જહી ઓહો હનુમાનજી જોઈને માથું હલાવી ગયા વાહ રાવણ તારી લંકા નગરી એટલે કેવું પડે એ બાગ વન ઉપવન બાટિકાઓ ચારે બાજુને રસ્તા ચોક એટલું સુંદર વ્યવસ્થિત અને સુવર્ણનો આખો કિલ્લો અને ચાર દરવાજા અને કહુમાલ દેહ વિશાલ શૈલ સમાલ પહાડ પહાડ જેવાળા રાક્ષસો એની ચોકી કરે અને ચારે બાજુ સાત સાત થરી સંતરી તણખલું ક્યાંય આમ ઉડતું ના દેખાય પવનથી વધારે વવાય વહાય નહીં સૂકું પાંદડું ક્યાંય દેખાય નહીં આ એટલું નીટ એન્ડ ક્લીન અને એટલી સજ્જડ વ્યવસ્થા એ સીસી કેવા કેમેરા મૂક્યા હોય ને એટલું બધું આમ લાગે અને એકવાર હનુમાનજી માથું હલાવી ગયા કાંઈ કોઈ તાકાત નથી કે આમાં જઈ શકે આટલી બધી વ્યવસ્થા ચારે બાજુ દરિયો અને એટલી ચોકી અને પાછું નગર એટલું સુંદર વ્યવસ્થિત હનુમાનજી કે એમાં દિવસે જવાય નહીં રાત્રે ઘૂસ મારવી પડશે હનુમાનજીએ વિચાર્યું કે આ દિવસે ન જઈ શકે એવું નહીં એ તો જાય પણ ધમાલ થાય ભાળી જાય તો ધમાલ થાય ધમાલ થાય તો સીતાજીને નિરાતે મળવું વાતચીત કરવી સંદેશો આપવો મુદ્રિકા આપી કે નિશાની લેવી આ બધું કંઈ કામ થાય નહીં ને લડવામાં રહીએ તો ખોટું જો બુદ્ધિ ન હોય તો લડીને જાય તો લડીને જાય તો મૂળ કામ ના થાય સંદેશાની આદાન પ્રદાન ના થાય એટલે હનુમાનજી કંઈક ચૂપચાપ જવામાં જ માલ છે લડવાનું તો પછી છે જ આપણે મસલ ઢીલા પડવાના જ છે કસરત મળી જ જવાની અને છતાંય કાંઈક થોડું ઘણું તો થવાનું જ હોય એટલે એટલો વ્યાયામ તો મળી રહેશે તો શું ઉતાવળ કરવી એટલે રાત પડવા દો અને રાત પડી અને હનુમાનજી વિચાર્યું કે આના સ્વરૂપથી પણ ન જવાય રૂપથી પણ ન જવાય નાનામાં નાનું રૂપ ધારણ કર્યું કુર રખવારે દેખી બહુ કપે મન કિન વિચાર અતિ લઘુ રૂપ ધરો નિશી કરો નગર પૈસા મસક સમાન રૂપ કપે ધારી લંકા હે ચલે એવું સુમિરી નરહરી ભગવાન નરરૂપ રામનું સ્મરણ કરી અને મચ્છર જેવડા થયા આવડું નાનકડું રૂપ લઈ ભયંકર અંધારી રાતમાં હનુમાનજીએ ચાર દરવાજા હતા અમે એક દરવાજેથી પ્રવેશ કરવા ગયા અંદર જેવો પ્રવેશ કરવા જાય ત્યાં જ પડકાર આવે એ ચોર ઉભો રહી જા ત્યાં ત્યાં જાને નહીં મરમું સઠ મોરા મોર આહાર જહાં લગી ચોરા કહ જાલ જાને સી નિંદરી મોહી મારો અનાદર કરીને તું ક્યાં જાય છે ઉભો રે ચોર તને ખબર નથી કે ચોર છે જ મારો આહાર છે હનુમાનજીને આશ્ચર્ય થઈ ગયું કે આટલો નાનો થયો તો એ મને પકડી પાડ્યો વિચાર તો કરો એનો સંતરી પહેરો અને અહીંયા તો કેટલાય ઘરી જાય છે બધા ઘૂસણખોરિયા તો કાંઈ ખબર પડતી નહીં અને પાછી કમિટી ઉપર કમિટી સમિતિ ઉપર સમિતિ કામ કરતી હોય મચ્છર જેવડો હનુમાનજી થયા તોય પકડી પડ્યા હનુમાનજીને આશ્ચર્ય થઈ ગયું ગજબ છે પાછું ફરીને જોયું ત્યાં કે રાક્ષસણી એ બાય માણસ પાછી હતી ચોકીમાં આ પહેલી વહેલી ભરતી સ્ત્રીઓની રાવણે લશ્કરમાં કરેલી લેડીઝનો આ જમાનો એ વખતે રાવણે શરૂ કર્યો ચોકી પહેરામાં સ્ત્રીઓ હતી બોલો લશ્કરમાં ભરતી થયેલી અને લંકીને એનું નામ હતું એટલે હનુમાનજીની સામે જોયું એટલે મૂળ રૂપમાં હનુમાનજી જાણી જ ગઈ છે તો હવે શું છુપાવવાનું થોડુંક તો અહીંયા થશે જ કંઈક ધમાલ એમ એટલે હનુમાનજી તરત મૂળ રૂપમાં આવી ગયા લંકીને જોતા તો વાંદર છે ક્યાં જાય છે ખબર નથી એટલે હનુમાનજી વિચાર કર્યો કે આ એક બાજુ એમ કે છે કે ચોર છે એ મારો આહાર છે આ કેટલી હરામી છે ચોર એનો આહાર હોય તો મોટો ચોર તો રાવણ છે તો એને ખાઈ જવો જોઈએ ને અને હું તો હકીકત અમારું ચોરાયેલું છે એ ગોતવા આવ્યો છું હવે એને એ ચોર કહે છે અને માર્યા વગર મુકાય નહીં એમ કહ્યું ને હનુમાનજીનો મગજ ગયો કે તું ચોર છો એટલે હનુમાનજીએ પછી મુઠિકા એક મહાકપી હની રુધિર બમત ધરની ઢનમની એક જ મુષ્ટિક એ ધીમે ધીમે પાવર માપીને માર્યો હોય છે <laughs> માથા ઉપર અહીંયા જ એક જ મૂકો માર્યો લોહીની ઉલટી કરતી કરતી લંકીની નામની રાક્ષસણી ધરતી ઉપર ઢળી પડી રુધિર બમત ધરની ધનમની પણ લંકીની તરત જ પુનિ સંભારી ઉઠી સો લંકા સંભાળપૂર્વક પાછી લંકીની તરત ઊભી થઈ ગઈ ઊભી થઈને આમ ચકળ વકળ જોઈને કે તમે રામદૂત છો લે હનુમાનજીના બીજું આશ્ચર્ય થયું કે આને ક્યાંથી ખબર પડી કે હું રામદૂત છું ગજબ ઉપર ગજબ કે તને કેમ ખબર પડી કે હું રામદૂત છું જબ રાવણ હિ બ્રહ્મ બર દિના ચલત વિરંચી કહા મોહી ચિન્ના જ્યારે રાવણે તપશ્ચર્યા કરીને એને જ્યારે બ્રહ્માજી વરદાન દેવા આવ્યા હતા જ્યારે વરદાન આપીને પાછા ફર્યા ત્યારે બ્રહ્માજીએ મને કહેલું કે તને કોઈ વાંદર જ્યારે પ્રહાર કરે અને તું આકુળ વ્યાકુળ થઈ જાય બિકલ હોશી તે કપી કે મારે તબ જાને શું નીચી સંહારે ત્યારે એક મહિનામાં બધા રાક્ષસોનો વિનાશ થઈ જાય છે હનુમાનજી કે આ તો બહુ સારામાં સારા નમાજ સમાચાર આપ્યા આ નક્કી વૈયા જવાના છીએ તો બ્રહ્માજી કહીને ગયા છે અને આ તો દાખલો ગણ્યા પેલા જવાબ મળી ગયો હા તો ભેદ જ આપણા હાથમાં આવી ગયો કે એક જ મહિનામાં કામ પૂરું કરો છો વાતે સાચી છે પાલું આમે સાચું છે કારણ કે ચૌદ વર્ષમાં એક જ મહિનો બાકી છે વનવાસ ચૌદ વર્ષનો એમાં એક જ મહિનો બાકી છે ને એક મહિનો અહીંયા જ કાઢવાનો છે હનુમાનજી કે મજા પડી જાય એવું કામકાજ છે જીત આપણી છે ડરવાની જરૂર નથી એટલે રનમાં લંકીની તો એકદમ પગમાં પડીને માફી માગવા મળી મારો અપરાધ માફ કરજો તાત મોરી હતી પુણ્ય બહુતા દેખેવું નયન રામ કર દૂતા મારા કેટલા ભાગ્ય છે મહારાજ કે મેં રામ ભક્તના રામ દૂતના આજ મને દર્શન થાય એક રાક્ષસણી હનુમાનજીની સ્તુતિ કરવામાં હનુમાનજી કે આ ત્રીજું આશ્ચર્ય છે એ પગમાં પડી ગયા સ્તુતિ મંડી કરવા મારા બહુ કેટલા ભાગે તાત હે બાપ મારા કેટલા ભાગ્ય છે કે મને આજે રામદૂતના દર્શન થયા છે પછી જે બોલી છે એ આપણે લિંક મેળવવાની વાત છે પછી આટલું કહ્યા પછી મારા બહુ ભાગ્ય છે કે મને રામ ભક્તના દર્શન થયા રામદૂતના દર્શન થયા હું ધન્ય થઈ ગઈ ઓહો અને એ ધન્યતાની હું તમને શું વાત કહું હનુમાનજીને આગળ કહે છે લંકીની સ્વર્ગ અપવર્ગ સુખ ધરી તુલા એક અંગ તુલનતા સકલ મિલી જો સુખ લવ સત્સંગ લંકીને કહે છે કપિરાજ સાંભળો કે ત્રાજવું લ્યો અને ત્રાજવાના એક પરડામાં તમે સ્વર્ગના સુખ પૃથ્વીના સુખ ચૌદ લોકના સુખ ત્રાજવામાં મૂકી દો એટલું જ નહીં અપવર્ગ અપવર્ગ એટલે મોક્ષનું સુખ એ પણ તમે ત્રાજવામાં નાખી દો એટલે ત્રાજુ આમ રાખો એટલે નીચે બેસી જાય ને આ ત્રાજુ એમાં સ્વર્ગ સમેત ચૌદ લોક અપવર્ગ એટલે મોક્ષ સ્વર્ગ અપવર્ગ સુખ એનું સુખ ધરીય તુલા તુલા એટલે ત્રાજુ તુલા એકમ એક પલડામાં આ બધું મૂકો હવે આમ કલ્પના કરો એટલે ત્રાજુ નીચે બેસી ગયું ચૌદ લોકના સુખ ભગવાનના મોક્ષના પદનું સુખ મૂકી દીધું તરાજુ નીચે નમી ગયું કોઈની તાકાત નથી આ ઊંચું થઈ શકે ચૌદ લોકના વિષય સુખ આપણું તો ખિસ્સામાં ખાલી બે પાંચ દસ હજાર રૂપિયા હોય તો સુખ અમાતું ના હોય તો ચૌદ લોકનું સુખ મોક્ષપદનું સુખ હા સ્વર્ગનું સુખ એ બધું મૂકી દેવાનું ચૌદ લોકમાં તો કેટલા સુખ આવ્યા એ બધા આમાં મૂક્યા મોક્ષનું સુખ મૂક્યું ત્રાજવું ધરતીએ છૂ ગયું પણ લંકીની એમ કહે છે તુલનતા હિ સકલ મિલી જો સુખ લવ એક લવ થોડી ક્ષણોનો હે કપિરાજ જો સત્સંગ છે એ સત્સંગનું સુખ આ પલડામાં મૂકો તાજ ઊંચું થઈ જાય એના સમાન થઈ શકે નહીં આટલું સુખ ચૌદ લોકના મોક્ષના સુખ પણ લવ સત્સંગ ક્ષણિકના સુખ એના બરાબરી કરી શકે નહીં વિચાર કરો શું રાક્ષસણી બોલીશ એ આપણને ખબર નથી એક રાક્ષસણીને ખબર છે સત્સંગનું સુખ કેટલું છે ક્ષણનો સત્સંગ તો એ પરડું નીચે અડી જાય ને પેલું પરડું ઊંચકાઈ જાય છે એની બરાબરી કરી ના શકે આટલો એટલે અહીંયા શંકરાચાર્યજી બધા શાસ્ત્રોમાં તો છે જ ક્ષણમપી સજ્જન સંગતિ છે રેખા એક ક્ષણનો પણ સત્સંગ ભવસાગર પાર કરે અરે કથય પુંસામ સત્સંગતિ કથય કેમ ન કરોતી પુંસામ એમ સત્સંગ શું ન કરી શકે એમ કહો ને ભરતૃરી કે છે સત્સંગતિ કથય કહો કેમ ન કરોતી પુંસામ સત્સંગ શું નથી આપતો અને શું નથી કરી શકતો એટલી બધી મહિમા છે હવે આટલો પ્રસંગ લાંબો કહેવાનો અર્થ શું છે કે એમાં જ એક એક એક એક મુદ્દાઓની બહુ મજાની વાત છે રામચરિત માનસ એ દ્રષ્ટિ અદ્ભુત ગ્રંથ છે ખરેખર એક વાંચો હોય તો વાંચો તો એમ જલ્દી તો ખબર ના પડે અદભુત એટલે એક દ્રષ્ટિએ તો પૂર્ણ ગ્રંથ લાગે પૂર્ણ ગ્રંથ એટલે તમે એક માત્રા મૂકી હોય ને તુલસીદાસજીએ તોય ગણીને મૂકી હોય મીંડું કર્યું હોય ને કોઈ ઉપર તોય ગણીને મૂક્યું હોય આટલું એક શબ્દ મૂક્યો હોય ને તો એ ગણીને મૂક્યો હોય એટલા એના અર્થો એટલા એના ભાવ છે જે તમારે એમનો અર્થનો બીજો અર્થ નીકળે શબ્દનો બીજો અર્થ નીકળે એવો એક માત્ર એક અનુસ્વાર એક બિંદી ન મળે એટલી પૂર્ણ રચના છે તુલસીદાસજીને અદ્ભુત કાવ્યની દ્રષ્ટિએ પણ સાહિત્યની દ્રષ્ટિએ પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અદ્ભુત ગ્રંથ છે એ તો અજોડ કહી શકાય તો પેલી વાત હનુમાનજી જ્યારે લંકામાં પ્રવેશ કરવા ગયા ત્યારથી સત્સંગ શરૂ થયો ને પહેલી વાત એ લંકીને એમને તરત પડકાર કર્યો અય ચોર ઉભા રહેજો પકડી પાડ્યા ને બસ બસ અહીંથી સત્સંગની શરૂઆત થાય છે આપણી આજુબાજુ જ સંત હોય આજુબાજુ જ સાચા સાધુઓ હોય આજુબાજુ જ સત્સંગ થતો હોય પણ આપણે તક ચૂકી જઈએ છીએ જો લંકીની તક ચૂકી ગઈ હોત તો લંકીનીને કંઈ મળત નહીં પણ લંકીને જેવા સંત એમને નીકળ્યા તરત પકડી લઈ તો લંકીની અમર થઈ ગઈ સેજ આમ નજર વહી ગઈ હોત ને હનુમાનજી ઘૂસી ગયા હોત તો લંકીને કોઈ ઓળખતું ન હોત પણ એને પકડી પાડ્યા સંતને એમ આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આજુબાજુ સત્સંગ થતો હોય જાઉં છે જાઉં છું કરતા પચાસ વર્ષ નીકળી જાય નહીં તો જાતા પાંચ મિનિટ થતી હોય ન અવાય વાત શું કરો છો તક પહેલી વાત એ છે કે ક્યાં એ પણ આપણને સાચા સાધુ સંતો સત્સંગ હોય તો તક ઝડપી લેવી એમાં આળસ ના કરે આ પહેલી શરત છે એને જ બધું મળે છે એમાં ક્યારે આળસ નહીં આળસ બધામાં કરવી ધંધામાં કમાવામાં થોડી આળસ થાય તો વાંધો નથી પણ હવે બધે જે સેમિનાર થાય એ બધા એમાં એમ જ કહે છે કે તમે બિઝનેસમાં આળસ નહીં કરો પૈસા કમાવામાં આળસ નહીં કરો એ બધું શીખવવામાં આવે છે અને એ લોકોને મનાય પણ જલ્દી છે ને એના માટે દોડે છે બધા ભૂખ્યા તરસ્યા ગાડી ચલાવતા ચલાવતા એક હાથમાં સ્ટીરિંગ હોય ને એક હાથમાં કેળું ફોલીને ખાતા હોય આવું તો ક્યાંય સત્સંગમાં તો કરવાનું છે જ નહીં નિરાયતે તમે સાંભળો અને છેલ્લે તમને કેવું સરસ મજાનો પ્રસાદ મળતો હોય છે બોલો વગર પૈસે ઓલે તો બધે તમે ધંધામાં જાઓ તો ચૂકવોથી ખાવાનું મળે જમવાનું મળે વગર પૈસે મળે તોય આવે નહીં તક ચૂકી જાય અને જો એ તક ઝડપી લે તો ક્યાંથી તરત શરૂ થઈ જાય છે લંકીને શું કહે ચોર આમ સારું ન લાગે પણ એક દ્રષ્ટિએ સાધુ છે ને એના જેવો કોઈ ચોર નહીં કારણ કે આપણું દિલ ચોરી લે ચિત્ત ચોરી લે ચોર હરણ કરી લે આપણા પાપ લઈ લે તાપ લઈ લે સંતાપ લઈ લે દુઃખ લઈ લે આપણું દારિદ્ર્ય લઈ લે આપણી વ્યથાઓ લઈ લે આપણી પીડા લઈ લે આપણા વ્યસનો લઈ લે આપણું શું બધું જે જેટલું જેટલું ખરાબ છે એ બધું સત્સંગ હરણ કરી જાય છે માટે આના જેવો કોઈ ચોર નથી <laughs> આવા ચોર મળી જાય મહાચોર તો ધન્ય થઈ જવાય એટલે પહેલી વાત તક ઝડપી લેવી તપ ચૂકવી નહીં પછી કરશું ક્યાં વૈયા જવાના છે આપણે ક્યાં વૈયા જવાના છે તો ન ન થાય શુક્રવાર તો આવે જ છે દર વખતે આ દિવસે આવે છે <laughs> દર વખતે જુદું જુદું હોય ને કોઈ પણ જગ્યાએ કથાઓ બે દિવસ છેલ્લે જાય છે લગભગ બધી કથાઓમાં પૂર્ણાહુતિના આસપાસના દિવસોમાં જ ભીડ હોય કે આગળ શું હોય બધા બેઠાય છે એમનો અને એમાં પ્રવચન કરવા વાળા છેલ્લા દિવસે જ આવે અને ભાઈને પાછા પાંચ મિનિટ ના આપો તો માઠું લાગે અમને કઈ બોલવાય ના આપ્યું તે શું આવ્યું એટલા માટે જ આવે છે આવાઓને ખાસ ન દેવું જોયું અપાય જ નહીં જેને પાંચ સાત દિવસ સત્સંગ કર્યો હોય એને જ વળી કાંઈ એવું હોય તો વળી પાંચ વાક્યો બોલવા દેવાય પેલા તો મચકા મારીને વિયા જાય કશું ના આવે ખોટી રીતો બધી પડી ગઈ <laughs> એટલે સત્સંગની તક ઝડપી લેવી એમાં આળસ ન બીજું બહુ સરસ મુઠિકા એક મહાકપી હની હનુમાનજીએ માથામાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો બીજે ક્યાંય ન માર્યું મસ્તક ઉપર અને આ સત્સંગ છે ને સાચા સંતો છે ને એ માથા ઉપર જ પ્રહાર કરે છે આ મસ્તક છે ને એ જ બધાને ખોપડા જ બગડ્યા હોય છે આ ખોપડામાં જ કુબુદ્ધિ છે દુર્બુદ્ધિ છે દુર્વિચાર છે બધું આમાં જ છે એ અહીંયા પ્રહાર કરે છે ને એ દુર્બુદ્ધિ ને કુબુદ્ધિ ને સુબુદ્ધિમાં ફેરવી નાખે છે અહીંયા જ પ્રહાર કરો તુમલા જ ફેરવવાનો હોય છે અત્યારે જે થાય છે એ બધા પ્રહાર ક્યાં થાય છે તુમલામાં જ થાય છે ને મસ્તક ઉપર જ પ્રહાર થાય છે સત્સંગનો પ્રહાર છે એ મસ્તક ઉપર છે દુર્બુદ્ધિને સુબુદ્ધિમાં ફેરવી નાખે અંગુલી માલ વિશે તમે જાણો છો એ લોકો એ બાજુ નીકળે એને લૂંટી લે અને એની હાથની આંગળીઓ કાપી એની માળા બનાવીને પહેરે એનું મૂળ નામ તો શું છે બધા કોઈ લોકોને ખબર નથી પણ એ આંગળીઓની માળા પહેરતો એટલે એનું નામ પડ્યું અંગુલી માલ અંગુલીઓની માળા પહેરતો એટલે અંગુલી માલ માલા એટલે માળ આંગળીઓની માળા પહેરનારો નામ પડી ગયું અંગુલી માલ જે નીકળે એને મારી લૂંટી લે અને આંગળીઓ કાપી લે એની માળા બનાવી અને પરોવીને પહેર્યા કરે ભયંકર એક જ મોટો કુહાડો રાખે એવો વિકરાળ તો એ બાજુ નીકળે નહીં એ જ તરફ ભગવાન બુદ્ધ ચાલવા માંડ્યા ઘણા લોકોએ કહ્યું કે મારા ત્યાં જશોની નહીં ત્યાં અંગુલીમાલ નિવાસ કરે છે ને આવો છે મારી નાખશે અને આંગળીઓ કાપીને માળાઓ પહેરે ભગવાન બુદ્ધે કંઈ સાંભળ્યું નહીં ચાલતા જ રહ્યા અને પેલો અંગુલીમાલને ખબર પડી કે કોઈ આવે છે એકદમ ભરસા કુહાડો લઈને ઊભો થયો અને પડકાર કર્યો આય ઊભો રહેજે ત્યાં ને ત્યાં અને ભગવાન બુદ્ધે કહ્યું કે ભાઈ હું તો ઊભો છું હવે તું ઊભો રહેતો બસ છે આવું વાક્ય પડકાર જેવું આજ પહેલી વાર એને સાંભળવા મળ્યું અને એ પાછું ઉલટું એ તો ઊભો હતો ચાલતા હતા બુદ્ધ ભગવાન બુદ્ધ ચાલતા હતા અને એ તો ઊભો તો પોતાની જગ્યાએ અને ભગવાન બુદ્ધે એમ કહ્યું હતું હું ક્યારનો ઊભો છું તું ઊભો રહેતો બસ છે હવે તું ઊભો રહી જા મતલબ કહેવાનો એ હતો કે હું ધર્મના માર્ગે હું તો ઊભો જ છું હવે તું અધર્મને માર્ગે ઊભો રહી જા અને ધર્મમાં માર્ગમાં સ્થિર થા આ વિપત્તિ છે ને એને કાંઈ પણ પડકાર્યા વગર મોટા ભાગના લોકો શરણે જ થઈ જતા હોય છે આ તમારા સક્સેસ સફળતાનો આ એક સિદ્ધાંત સમજવા જેવો છે સમાજમાં સમજાવતા જ હોય છે ચેલેન્જ કરવી પડકાર કરવો એમ કે ને વિપત્તિઓને પણ મોટે ભાગે વિપત્તિ પાછા હવે આપણાથી તો બીજું શું થાય જવા જો ને આમ જો તમે વિચારો અંગુલીમાલ એક જ હતો પચાસ જણા અસ્ત્ર શસ્ત્ર લઈને આવે તો એકાદ જણાને અંગુલીમાલ બે જણાને મારી શકે પણ અડતાલીસ જણા ભેળા થઈને અંગુલીમાલને મારી ન શકે પણ કોઈ આવું કલેક્ટિવ વિચાર જ નથી કરતા કે ચાલી પચાસ જણા ઉપડો ને અંગુલીમાલ એટલે કઈ વાડીનો મૂળો એક બે જણાને આપણે ઓછા કરશે પણ આ રોજના મારી નાખે એમ કેમ ચાલે એમ તો કોઈ આવો વિચાર જ ન કર્યો બધા ફફડી જ જાય જે જાય શરણે જ જાય હાલ્યો કાપી નાખો લ્યો તે આવું ઘણા આપણા જીવનના દરેક ક્ષેત્રમાં આવું બધું થતું હોય છે આપણે પછી વિચાર જ નથી કરતા હવે તો આપણાથી શું થાય બસ પતી ગયું ઠીક છે સત્સંગમાં વાતો થાય પણ કાંઈ થાય નહીં પણ કોઈ ચેલેન્જ જ નહીં કોઈ પડકાર જ નહીં જીવનના ક્ષેત્ર પડકારવો એ બહુ મોટી હિંમત છે એક જણો પરણીને ઘરે આવ્યો અને ભાઈ આવતા વહેતા સવારે ઉઠ્યો ને એની મગજમાં સૂત્ર ઘૂસી ગયું છે first impression is the last impression પહેલી અસર એ છેલ્લે સુધી રહી જાય એવું ને કઈક મગજમાં ઘૂસી ગયું તે ઉઠ્યો એવો એની પત્નીને કે જોજે બાથરૂમમાં ટૂથપેસ્ટ ને ટૂથબ્રશ ને બરાબર મૂકી દેજે ગરમ પાણીને ડોલ પાણીની બાલ્ટીની મુકાઈ જવી જોઈએ નહીતર ટુવાલ મુકાઈ જવો જોઈએ નહીતર સમજી અને ઓલી ભાઈ પહેલી જ દિવસ એના ફફડે આ નહીતર એટલે શું હજી આ છૂટાછેડા કરી નાખશી ટુવાલ મૂકી દેજે નહીતર અને નાઈ લાવ ત્યાં નાસ્તો ચા કોફી બધું તૈયાર થઈ જવું જોઈએ નહીતર પાછળ નહીતર નહીતર આવી જ રાખે અને બાય બિચારી ગભરું થઈ એટલી બધી ડરે કે આ નહીતર એટલે નહીતરમાં તો ઘણું પેકેજ આવી શકે એટલે ડરે એટલે બિચારી તો ગભરાતી ગભરાતી ટૂથપેસ્ટ મૂકી દે ને બધું મૂકી દે ટુવાલ મૂકી દે આ મૂકી દે હજી તો નાયો ના હોય ત્યાં તો ગરમ ચા કોફી નાસ્તો જે કઈ ફાવતું હોય એ બધું થેપલા બેપલા દૂધીના બધું બનાવીને તૈયાર ના સાંભળી લેવાનું કરી કોણ દે ને તમને વાત કરે ઘણામાં એક દિવસ બે દિવસ રોજની આ ધમાલ આવીને આવનાર પંદર દિવસ કે બાઈ પછી રોજ આવ સાંભળીને કોણ જાણે શું થઈ ગયું સોળમે દિવસે ઉઠ્યો બાથરૂમ ના જોજે ગરમ પાણીને બાલટી મૂકી દેજે નહીતર અને બાઈનો મગજ ગયો નહીતર નહીતર તું શું કરી લેવાનું તો હાથે કરી લઈશ જોયું તરત સીધો થઈ ગયો એટલે હું તમારે ઘરે આવું કરો એવું શીખવાડતો નથી હો મારે તો એક્ઝામ્પલ આપવાનું છે કે વિપત્તિ આવતી હોય નહીતર વળી કાલ સવારે કોઈ તમારા માથા ભારે ઘરના થઈ જાય અને તમને કે વળી નહીતર એટલે તું શું કરી લેવાનો છો એ ભાઈ ડખો થઈ જાય જાળવવું ઝઘડો ઘરમાં ન થવો જોઈએ સમજીને રહેવું પણ મૂળ આપણે કહેવાનો પ્રશ્ન એ છે કે વિપત્તિ આવે દુઃખ આવે જે આવે તે આવે પણ એને આપણે લગભગ સરેન્ડર થઈ જાય હુ મૂડ માય ચીસ એ એક પુસ્તક બહુ પ્રચલિત થઈ ગયું ને ઘણા નામ સાંભળ્યું છે ભણેલા ગણેલા કોઈ અમારી પાંચ ટકા એ બહુ સરસ છે આજના જમાના માટે હું મૂડ માય ચીસ ઉંદર હો ને હા એવા ઉંદરો છે ને એવું બધું મેં કઈ મૂળ ગ્રંથ જોયો ન હોય પણ છાપ છાપા મેં શોર્ટ સ્ટોરી આવે ને હું નજર કરી લઉં બહુ મજાની છે એ અત્યારે એમાં જવું નથી પણ બહુ સારી છે એટલે એ નવું કંઈક વિચારે એમ પડકાર ચેલેન્જ વિપત્તિ આપત્તિને એટલે ભગવાન બુદ્ધે કોઈ કે હું તો ઊભો છું તું ઊભો રહી જા અને આ પહેલો જ એને શોખ આંચકો લાગ્યો પેલા આંગુલીમાં ને આવું મને મોઢામોઢ કહેનાર આજ પહેલી વાર આવ્યો એટલે સેજ જ ઢીલો પડી ગયો ત્યાં તો ભગવાન બુદ્ધ આવી ગયો અને પેલો તો પાછો એટલો તો ઉગ્ર હોય જ હવે હું તમને મારી નાખીશ ભગવાન બુદ્ધ કેવું મરવા જ આવ્યો છે તું મારી નાખે એનો મને કોઈ વાંધો નથી પણ મારતા પહેલાં મારું એક કામ કરી નાખે હા બોલો આ વૃક્ષ છે એમાંથી મને ત્રણ પાંદડા તોડી નાખ પછી મારું માથું કાપી નાખે પછી આંગળીઓ કાપી હોય ત્યારે કાપી લે છે એટલે પહેલાં તો લઈને હેસેડીને દઈને કુહાડો માર્યો મોટું ડાળ એ તો એવો જ હોય ને મોટું ડાળું હેઠું નાખી દીધું કહ્યું લઈ લો ત્રણ પાંદડા ભગવાન બુદ્ધિ વિચાર કરે છે તો ઠીક ત્રણ પાંદડા લઈને કહ્યું લ્યો મેં તમને કહ્યું હતું ત્રણ પાંદડા જ આપવાના આખી ડાળી કાપવાનું મેં કહ્યું નહોતું એટલે આ મારા માટે ઉપયોગી નથી તારા માટે ઉપયોગી નથી આ ડાળી હતી ત્યાં ત્યાં પાછી ચોંટાડી દઉં એ લોકો એ ના ચોટે ના ચોટે અને ભગવાન બુદ્ધે વાણી વહેતી શરૂ કરી ભલા માણસ કાપી નાખવું તો બહુ સહેલું છે જોડવું જ કઠણ છે તું કાપવાનું જ કામ કર્યા કરે છે ક્યારે જીવનમાં જોડવાનું કામ કર્યું છે જો તું કોઈને જીવન નથી આપી શકતો તો કોઈના જીવનને હણવાનો તને કોને અધિકાર આપ્યો છે અને આ વૃક્ષનું આટલું મોટું ડાળું તૈયાર કરતા આ વૃક્ષને કેટલો પરિશ્રમ થયો છે તને કાપતા ક્ષણ થઈ છે પણ આટલો વિસ્તાર કરતા વૃક્ષને કેટલું જતન કેટલું પોષણ કર્યું છે એમ તો કોઈને મારી નાખે છે કોઈનો દીકરો છે કોઈનો બાપ છે કોઈનો પતિ છે એના ઘરમાં શું વેદના થતી છે આ વૃક્ષની ડાળી કાપી ત્યાંથી જે પાણીનો રસ વહે છે એના આંસુઓ છે એને પીડા થાય છે વ્યથા થાય છે એમ કોઈના પરિવારોના કે વેદના સંવેદનાનો વિચાર કર્યો છે મોટાએ મારી નાખવામાં નથી કોઈને જીવતદાન આપવામાં છે અંગુલીમાલ વિચાર કરે જેમ જેમ બુધવાન ભગવાન બુદ્ધ કહેતા ગયા અને અંગુલીમાલ પીગળતો ગયો અને ભગવાન બુદ્ધના ચરણમાં ઢગલો થઈને પડ્યો આ પ્રહાર છે પણ કેવો પ્રહાર છે સમજવાનું છે સંતોના પ્રહાર હોય છે એ ઘણીવાર શબ્દના પ્રહાર હોય છે ઘણીવાર દ્રષ્ટિના પ્રહાર હોય છે ઘણીવાર સ્પર્શથી પ્રહાર કરતા હોય છે ઘણીવાર ક્રોધથી પ્રહાર કરતા હોય છે ઘણીવાર કરુણાનો પણ પ્રહાર હોય છે એ પ્રહાર કરીને બેઠો કરતા હોય છે એની બુદ્ધિને સુધારતા હોય છે કળા છે સત્સંગ એમ કહેવાય ને કે ફેક્ટરી ફેક્ટરી બહુ મોટી ઓટોમેટિક ફેક્ટરી હવે બંધ પડી ગઈ કોઈ રીતે ચાલુ થાય ઘણા એન્જિનિયરો બોલાવીને ફાંફા માર્યા પણ કોઈ સ્ટાર્ટ થાય જ નહીં એમાં પછી કોઈ એવા ખેરખા એન્જિનિયરને બોલાવ્યો મિકેનિક એન્જિનિયર એમણે આવ્યો ફેક્ટરીમાં ચારે બાજુ ફેર્યો અને કહ્યું ભાઈ એક હથોડો લાવજો એટલે આવડી હથોડી હતી એક જગ્યાએ જોઈને ફેરવી એક જ હથોડો માર્યો ફેક્ટરી ચાલુ જોઈ રહ્યા બધા આ ગજબનો ઈલાજ છે પણ ચાલુ થઈ ગઈ હકીકત છે ફેક્ટરી ચાલુ થઈને એટલે ઓફિસમાં લઈ ગયા અને કહ્યું લાવ તમારું બિલ કેટલું તો કે દસ હજાર ડોલર એટલે કે ભલા માણે વિચારીને બોલો એક હથોડીનો ફટકો મારવાના દસ હજાર ડોલર હોય બોલો કે એ ફટકો એક મારવાના તો ખાલી એક જ ડોલર છે પણ ક્યાં ને કેટલો મારવો એના નવ હજાર નવસો નવાણું છે આ ડોલર તો તો બધાનો હથોડા મારી દીધા હોત પણ ક્યાં ને કેટલો મારવો એમ સત્સંગમાં એવા સંતો જાણે છે કે ક્યાં કોને કેટલો ફટકો મારવો એનાથી એના જીવનની ફેક્ટરી બંધ પડેલી જે આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ ફેક્ટરી બંધ પડી છે એ ચાલુ થઈ જાય છે અને અંગુલી માલને એ ફેક્ટરી ચાલુ થઈ એક જ પ્રહાર શબ્દથી પ્રહાર થયો ને ગોપાળાનંદ સ્વામી જેવા સંતો હોય એ શબ્દ વાપરે નહીં એ દ્રષ્ટિથી પ્રહાર હા હા ભાઈ તમે શું શબ્દ પણ નહીં આમે જે કહ્યું એક એક ઉપર એક એક ઉપર એક એક દ્રષ્ટાંતો પડ્યા હોય છે કોઈ શબ્દથી પ્રહાર થાય કોઈ દ્રષ્ટિથી પ્રહાર થાય હા તો સ્પર્શથી પ્રહાર થાય કરુણાથી પ્રહાર થાય ક્રોધથી પ્રહાર થાય જાત જાતની સંતના બધા પ્રસંગો છે એ મેં લોધિકા દરબાર જીભાઈના જુવાન દીકરા હવે સિંહજી એકાદશીનો પર્વ હોય ને બાપ સમજાવે તો પક્ષીઓને મારીને માંસાહાર કરે શરાબ પીએ તોફાન કરે રાજકુળ વંશ બીજ અને બાપ જીજીભાઈ દરબાર કેવા એકાંતિક ભક્ત સાત ગરણે પાણી ગાળીને ગાળીને પીએ એનો જ જુવાન દીકરો શિકાર કરે હિંસા કરે શરાબ પીએ એ બાપને વેદના કેટલી થતી છે અને એમાં જ્યારે બાજુમાં મેંગણી ત્યાં ગુરુ ગોપાળાનંદ સ્વામી પધાર્યા અને અભયસિંહને કીધું કે તું એકવાર તું મારા સ્વામી પાસે આવ પગે લાગ ના હું આવું છું તમે જાઓ ઉદ્ધત જવાબ આપી અને શિકાર કરવા માટે નીકળી ગયા બાર જોટાળી બંદૂક હારડો કારતીસનો અને તખાર ઘોડા ઉપર બેસીને અભેસી જંગલમાં જતો રહ્યો અને એમાં એને હરણ દેખાડ્યું અને જીજીભાઈ તો માંગણી પહોંચી ગયા ગોપાળાનંદ સાહેબ ખોળામાં માથું મૂકીને જીભાઈ દરબાર રડે છે સ્વામી આના કરતા હું નિર્વંશ હોત તો સારું આવો આટલો દુષ્ટ અધમ જીવ મારે ત્યાં સ્વામી નિત્ય મને સંતાપ થાય છે સ્વામી અને બોર બોર જેવડા આંસુ સારું ગોપાળાનંદ સ્વામી એને પીઠ ઉપર હાથ ફેર એ વખતે પેલા અભયસિંહ આમ હરણ દેખાય છે અને હરણનું નિશાન લેવા માટે જ્યાં ઘોડાની સરક ખેંચીને જેવો પાછળ દોડાયો ઘોડો બાગડતા ધમા ધમા ધમા બાગડતા ધમા ધમા ધમા કરતા ત્યાં તો અચાનક કુદા લગાવી લગાવતો લગાવતો હરણ મેંગણીના સીમાડે આવી ગયો અને અચાનક લોચી મારી અને હરણ ક્યાં ગયો અત્તો પત્તો નહીં આમ જોયું તો હરણ અદ્રશ્ય વિચાર થઈ ગયો તો મેંગણી આવી ગયું ચાલો બાપુએ કીધું છે કે ગોપાળાનંદ સ્વામી આવ્યા છે તો પ્રણામ કરવા આવજે ચાલો બાપુનું મન રાખીએ શિકાર તો ગયો જ છે અને પછી આવ્યા મંદિરે મંદિરની ઓસરી છે ગોપાળાનંદ સ્વામી ગાદી તક્યા ઉપર બેઠા છે જીવાય દરબાર સામે બેઠા બેઠા ભાગ ઉતારી છે બોર બોર જેવડા આંસુ લૂછતા જાય છે એમાં પેલી ખડકેથી અભયસિંહજી બંદૂકનો આરડો કારતીસનો બાર જોટાળી લટકે કાળની જીભ જેવી કરડો યુવાન નામ વળિયા લઈ જાય તમે સેજ અણી અડી જાય તો લોહીનો ટસ્યો ફૂટી જાય હવે અને આમ જેવો પ્રવેશ કર્યો ખડકીમાં અને ગોપાળાનંદ સામે દ્રષ્ટિ કરી દ્રષ્ટિથી પ્રહાર જોયું એટલામાં થીજી ગયા હૃદય ઓગળવા માંડ્યું મારો બાપ આવો હરિભગત અને હું આવો હાય હાય મેં મારા બાપને પહોંચ્યો છું મારે પણ એને પગલે ચાલવું છે હું પાપનો પહાડ છું મારો ઉદ્ધાર કરનાર કોણ છે રડતો રડતો દોટ મૂકીને ગોપાળાનંદ સ્વામીને પગમાં ઢગલો થયા માથે હાથ મૂક્યો ભાઈ તારા બધા પાપ ક્ષમા છે જાઓ હવે તમે ભગવાનના ધ્યાન કરો અને એ અભ્યાસી દરબાર લોધિકા દરબાર છ છ કલાક સુધી ધ્યાનમાં બેસી ગયા અને સત્સંગમાં ધ્યાની અભયસિંહજી તરીકે પ્રખ્યાત થાય દ્રષ્ટિથી પ્રહાર સુંદરિયાના હેમરાજ શાહ અરે સ્વામિનારાયણ સંપ્રદાયના ઘોર વિરોધી વનાસાણ પૂંજા સાહેબના દીકરા સત્સંગી થયા પણ દસ દસ વર્ષ સુધી બાપ દીકરાને પણ ટક્કર થાય બાપ પરમ વૈષ્ણવી વલ્લભકુળનું ભજન કરવાવાળા અને આ બે દીકરાઓએ હવેલી ધર્મ મૂકીને એ વખતના સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભેળવા ભેળા એટલા સ્ટ્રગલની વચ્ચે જ્યારે આપણી સ્ટોરી ક્યાં આગળ કહેલી છે પણ પછી કહ્યું કે તમે બોલાયો તમારા પિતાને પણ એ આવે નહીં પણ કહ્યું કે બીમાર છું એમ કયો બસ સ્વામી નાળી પકડે ને ત્યાં ખબર પડી જાય રોગ છે કે નહીં <laughs> અરે તમે બોલાઈ આવો ને એકવાર અને સ્વામી સુઈ ગયા ચટ્ટાઈ ઉપર અને આવ્યા હેમરાજ શાહ એવી પ્રગલ્ભ મૂર્તિ અને બાજુમાં ઔષધની બેગ મૂકી અને જેવી જમણા હાથની નાળીનો સ્પર્શ થયો હા પગમાં પડ્યા આપ સાધુ પુરુષ નથી પણ સાક્ષાત શ્રી કૃષ્ણ છો અને ગોપાળાના છે ઉભા થઈ ગયા હેમરાજ શાહ શ્રી કૃષ્ણ તો દાસ છું શ્રી કૃષ્ણ તો ગઢડામાં બેઠો છે ત્યાં જાઓ ને એને શરણે આ સ્પર્શ પ્રહાર થાય અને ઓગળે આ કોઈ ઉદ્ધાર વાતો થોડી છે આ નવલકથાની વાતો થોડી છે ઐતિહાસિક ઘટનાઓ છે તો મુઠ્ઠિકા એક મહાકપી હની પછી શું થયું સત્સંગ શું કરે તુંબલા ઉપર મસ્તક ઉપર પ્રહાર કરે એટલે કે કુબુદ્ધિ ઉપર પ્રહાર કરે દુર્બુદ્ધિને ફેરવે ને સુબુદ્ધિમાં ફેરવી નાખે સત્સંગના શબ્દોના પ્રહાર સ્પર્શથી દ્રષ્ટિથી રુધિર બમત ઢરની ધનમાની બીજું શું થયું લોહીની ઉલટી કરતી કરતી ઢળી પડી સત્સંગનું આ બીજું પગથિયું છે રુધિરનું એક બીજું નામ છે રક્ત રક્તની ઉલટી થઈને એટલે એ લંકીની રક્ત વિહોણી થઈને રક્ત વિહીન હોય એને શું કહેવાય એક શબ્દમાં વિરક્ત કહેવાય વિરક્ત લોહી વગરનો પણ અર્થ થાય ને બીજો વિરક્ત એટલે સત્સંગનો જો સ્પર્શ અડી જાય એનો શબ્દ લાગી જાય કોઈ સંતનો એક શબ્દનો પ્રહાર થઈ જાય દ્રષ્ટિનો પ્રહાર થઈ જાય તો આ જીવ જે સંસારના વિષયોમાં રમણ કરે છે એ સંસારમાંથી વિરક્ત થઈ જાય આ બીજી વાત છે સંસારની આસક્તિ છૂટી અને એ જ અંગુલીમાલ પગમાં પડ્યો ઊભો થયો અને ભગવાન બુદ્ધને કહ્યું કે મને ભીખું બનાવો અને એમને દીક્ષા આપી અને એમને સંન્યાસીના મંડળમાં લઈ લીધો બુદ્ધમ શરણમ ગચ્છામી ધમ્મમ શરણમ ગચ્છામી નારદજીએ પણ પેલાને શબ્દનો પ્રહાર કર્યો વાલિયાને અને પછી વિરક્ત થઈ ગયો આ ઘર મારું આ બાળકો મારા આ પત્ની મારી આ પરિવાર મારો મારું કોઈ નથી અને માણસ નીકળી ગયો એક ક્ષણમાં જે ઘર છોડવું આટલા એટલા વખતથી તમે સત્સંગ કરો છો તો કોઈને સ્વપ્ન નથી આવતું કે આપણે સાધુ થવું છે હે એનો મતલબ શું છે પ્રહાર નથી થતો ને પ્રહાર શું કામ નથી થતો ગુણાતીતાનંદ સામે કે ઘેરા ઘા કોઈ દી ન લાગે બાજરો પાક્યો હોય એ બાજરામાં પેલી ગુફણ લઈ અને ઘા કરે પક્ષીઓના ટોળા હોય પક્ષીઓ ઉડી જાય પણ ક્યારેય એકાદ પક્ષી ક્યારેય પડીને મરી ગયું ઘેરા ઘામાં કોઈ મરે નહીં પણ નિશાન લઈને ફેંક્યું તો હડમ દઈને હેઠો પડે એ માથે આમ હામે બેસીને જો સત્સંગ કરે તો ધુવાકો થાય લાગે તો લાગ્યું ગાજરની પીપોળી થોડા શબ્દો કયા ત્યાં જ વાલીઓ વિરક્ત થઈ ગયો મારું કોઈ નથી બસ સાધુનું ભગવાન સિવાય મારું કોઈ નથી અને જંગલમાં જઈને તપ કર્યું મહાઋષિ વાલ્મીકી થયા સાધુ થઈ જવું એ જ વિરક્તતા નથી ભાઈ પણ સંસારમાં રહીને વિરક્ત થઈ જવું તમે એમ માનો છો કે તમે વિરક્ત નથી થયા તમે સાધુ નથી થયા પણ વિરક્ત તો જરૂર થયા છો વિચારો વિચાર ભગવાન નથી કર્યા પણ વિરક્ત તો બહુ થયા છો તમે પરણો તમારી પત્નીમાં તમને ભલે હેત રહે મોહ રહે બંધન રહે ભલે સારું હોય ન હોય પછીની વાત પણ પરસ્ત્રીમાંથી વિરક્તિ થઈ જાય એ કઈ ઓછી બાબત છે ભાઈ માણસ પરસ્ત્રીને મા સમાન માણે બેન સમાન માણે દીકરી સમાન માને એ સત્સંગ થકી થાય છે અને એવા કેટલાય હશે કે સત્સંગ થયા પછી એનું ક્યાંય મન બગડતું નહીં હોય આ વિરક્તિ થઈ એ સત્સંગથી થાય છે ન સત્સંગ હોય તો ન થાય ભાઈ તમે કોલેજ પાર કરી છે ખબર હશે બધી હા અને આ સત્સંગ થયા પછી બધે પવિત્ર દ્રષ્ટિ લાગે છે ભલે તમારા તમારી પત્નીમાં મોહ હોય પણ પરસ્ત્રીમાંથી મન પાછું વળી જવું એ કઈ ઓછી વિરક્તિ નથી પૈસામાં ભલે મોહ હોય તમને ખૂબ પૈસો આવે ખૂબ ગમતો હોય ઓછી કે મૂકીને શું તમે ગણી ગણીને એટલો મોહ હોય ભલે પણ કોઈનો હરામનો પૈસો હોય એમાં તમને વિરક્તિ થઈ જાય તો એ સત્સંગની ફલશ્રુતિ છે કોઈનો હરામનો પૈસો મારે ના જોઈએ અધર્મનો પૈસો ના જોઈએ ખોટો પૈસો ના જોઈએ એ મારા ઘરમાં નહીં અને એવું કેટલાય છોડીને બેઠા છે આ ઓછી વિરક્તિ છે વિચારો એ સત્સંગથી થાય છે બાકી નથી થતી તમે સારામાં સારા ભોજન ઘરે બનાવીને જમો ને સ્વાદ કરવો એ બંધન હશે અધ્યાત્મની દ્રષ્ટિએ પણ તમને બજારું જેવું તેવું ખાવાનું છૂટી જાય તમે ભૂખ્યા રહી જાઓ બે બે દિવસ પણ તમે પૂજા પાઠ કર્યા વગર અન્ન જળ પણ મુખમાં ન લ્યો તો આનાથી મોટી વિરક્તિ કઈ છે આ બધી વિરક્તિ છે હરેડ બંધાણી તમે વ્યસન ના હો અને તમારે વ્યસન નીકળી જાય એ સત્સંગથી વિરક્તિ છે અને ઘરમાં રહે અને છતાંય જલ કમલ પત્રવત રહે એ વિરક્તિ છે સ્ત્રી હોય ધન હોય પુત્ર હોય પરિવાર હોય એવા કેટલા ભક્તો છે ને ગ્રહસ્થ સંસારમાં હોવા છતાંય સંત છે આસક્તિ જ નથી ઘણાને બીક લાગતી હોય છે કે સંસારમાં આસક્તિ ટળી જાય તો વ્યવહાર કેમ ચલાવો ઉલટાનો સારામાં સારો ચાલે આસક્તિ હોય છે ને એટલે જ એટલે વધારે ઝઘડા થાય પણ તમને આસક્તિ ટળી જાય ને તો ઉલટાનું બહુ બહુ સ્મૂધલી ચાલે બધું દુધાળાના મૂળજી ભગત ઘર વ્યવહાર બધો જ ખેતી ધંધો એ પણ છોકરા પોપટે સંભાળી લીધેલો નિવૃત્ત થઈને ભજન કરનારા માણસ અને હરિભગતને ભજનનું અંગ બસ એમાં જ અચાનક મૂળજી ભગત બાર ગામ ગયા છે ને એના છોકરા પોપટને બનેલી ઘટના આપણી નજર સામેની જ વાત છે આ આ જમાનાની વાત છે હમણાંની વાતો છે આ બધી અને એના દીકરા પોપટને સર્પદંશ થાય અને હજી ઈલાજ શોધો કે વિચારો એ જ પોલા એટલો કાળોતરો સર્પ થોડીક ક્ષણોમાં પોપટનું મૃત્યુ થઈ ગયું એમના દીકરાનું નામ પોપટ ઘરે લઈ આવ્યા અને ઘરના બધા રોકકળ કરવા માંડ્યા એ વખતે મૂળજી ભગત બારગામથી આવતા જ હતા રસ્તામાં સામે કોઈ દોડીને ખબર આપવા ગયું ભગતને વાત કરી ભગતની મસ્તકની લલાટની રેખાય બદલી નહીં આને તમે જનક ન કહો તો કોણ શું કહો તો ઘરે આવ્યા રડતા તો એમને કહ્યું કે ચૂપ કોઈએ રડવાનું નથી ભજન કરો ભગવાન દીકરા આપે ખરા ને ભગવાન દીકરા લઈ લે આ બધું એનું છે આ એની થાપણ છે આવા શબ્દો નીકળે એ ટાણે આ નાટક નથી ભજવાતું કઈ રિયલ વસ્તુ છે અને બીજે દિવસે જ ભગતને પાછું ખેતી સંભાળવાનો વારો આવતો હોય તો છતાંય આવા વિરક્ત સત્સંગથી થાય પણ એ એટલી ખેતીનું કામ હોય પણ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મસત્રનું મંડાણ શ્રાવણમાં કરે પહેલા તો મહિનો મહિનો પંદર પંદર દિવસે બ્રહ્મચત્ર ચાલતા મૂળજી ભગત આવીને બેસી જાય હે અને એવી કથાનું રસપાન કરે એ પાન સત્સંગના શબ્દો પી પીને આવા થઈ ગયા ઓછું ભણેલા હોય પણ સંસાર ઉડી ગયા બોલો જીહવાગ્રે ગીતા ભાગવત હોય એને સંસાર નથી ઉડતા એના સાંભળનારાને ઉઠી બહુ કઠણ છે મોહના બંધનો આ બધા જે છે એમાંથી આસક્તિ ચૂકવી પણ જો સત્સંગથી થાય છે સત્સંગથી એ વિરક્તિ છે મૂઠિકા એક મહાકપિ હની રુધિર બમત ધરની ધનમની પછી પુની સંભાળી ઉઠી સોલંકા તરત જ એ સંભાળીને બેઠી થઈ ઊભી થઈ ગઈ ને સત્સંગ શું કરે છે પડેલાને બેઠા કરે હારી ગયેલાને હિંમત આપે થાકેલાને આશ્વાસન આપે શક્તિ આપે અબ્દુલ કલામ એમને ફાઈવ ફ્લાઇટ પ્લેન્સ ઉડાડવા પ્લેન ઉડાડવાનું સપનું હતું યુદ્ધના વિમાનો અને એને એડમિશન ન મળ્યું અને એનો જબરો શોખ ક્રેઝ હતો ફાઇટર પ્લેન ઉડાડવાનું જીવનનું એને સ્વપ્ન માન્યું હતું અને એમાં જ એને એડમિશન ન મળે એટલા નિરાશ થઈ ગયા આત્મહત્યા સુધીના વિચારો આવી ગયા હવે મારે શું જીવીન કરો મારો જે આખો રસનો વિષય હતો જતો રહ્યો ત્યારે કોઈ એમ કીધું કે તમે અહીંયા આવી જ ગયા છો તો તમે ઋષિકેશમાં શિવાનંદ સ્વામી છે એમને થોડી વાર મળો આશ્વાસન મળશે ચાલો આવ્યા જ છીએ તો શિવાનંદ સ્વામી શિવાનંદજીને મળ્યા દિવ્ય જીવન સંઘવાળા બેઠા અને એમણે કહ્યું થોડી સ્ટોરી સાંભળી પછી કહ્યું કલામ તમારું જે સ્વપ્ન હતું પ્લેન ફાઇટર પ્લેન ઉડાડવાનું એ તમારું પૂરું નથી થયું <clears throat> એટલે તમને દુઃખ છે હું સમજુ છું પણ કલામ તને ખબર છે કે પરમાત્માએ તમારા માટે બીજો દરવાજો મોટો ખોલ્યો છે તમને આ નાનું કામ નથી સોંપવું એમને તમને બહુ મહાન કામ માટે અહીંયા પૃથ્વી ઉપર મોકલ્યા છે અને તમારે મહાન કામ કરવા માટે તમારે આગળ વધવાનું છે માટે બેઠા થઈ જાઓ અને બીજી ઓપોર્ચ્યુનિટી છે એનો સ્વીકાર કરો તમે આગળ વધી જશો એક જ દરવાજો થોડો છે બીજા ઘણા દરવાજા છે જિંદગીના ઘણા દરવાજા એક દરવાજો બંધ હોય એટલે પૂરું થોડું થઈ જાય છે તમને તમારા દ્વારા કોઈ મોટું કાર્ય કરવા માટે ઈશ્વર માગે છે એટલે આ નાનો દરવાજો બંધ કર્યો છે ગાંધીજી બેરિસ્ટર થવા માટે જ બધું ભણ્યા ને અને એમાંય સરાસર નિષ્ફળ ગયા ને એક શિક્ષકની નોકરી ન કરી શક્યા ગાંધીજી અને એક સરખો કેસ પણ ન લડી શક્યા દલીલ કરી ન શક્યા ત્યારે ભાંગી ગયા હોત તો પણ એ પરમાત્મા ઘણીવાર આપણને સાંસારિક કે અથવા ધારેલી નિષ્ફળતાઓ આપે છે એટલા માટે આપે છે કે આપણને બહુ મોટી જગ્યાએ લઈ જવા માગે છે અને એમણે સ્વીકાર્યું કે ના બરાબર છે બેઠા થયા અને મિસાઇલ મેન થયા અને ભારતના રાષ્ટ્રપતિ પણ થયા અને ગૌરવવતું પદ ભોગવીને હજી કામ કરી રહ્યા છે પડેલા ને બેઠા અર્જુને હારી ગયા હતા ને ભગવાન કૃષ્ણ એને બેઠા કર્યા ને એ વખતે જો કૃષ્ણ ના હોત તો કલ્પના કરો અર્જુન લડનારા જ નહોતા અને કૃષ્ણ સિવાય એને કોઈ બેઠો કરનાર હતો પણ નહીં સત્સંગ બેઠા કરી અરે ક્યાં વાત કરો છો કોઈ ચમાર કોઈ ભંગી કોઈ વાઘરી કોઈ હત્યારાના કોઈ નામ લે સવારમાં ઉઠી પણ આ સત્સંગથી તમે જુઓ રૈદાસ ચમારનું નામ લે પાવન થઈ જાય જોબન વડતાલાનું નામ લે પાવન થઈ જાય સગરામ વાઘરીનું કોઈ નામ લે હે પાપ બળી જાય સગરામ વાઘરી સગરામ વાઘરી સગરામ વાઘરી અગિયાર વાર બોલે ને તોય પાપ બળી જાય આવા પાપ કર્મ કરનારા જ હતા પણ કેવો સત્સંગ થયો ને કેવા પુણ્યશાળી બન્યા જોબન વળતા લો કેટલા માથા વાઢી નાખે એનું નામ બોલાય તો કેટલાય છોકરાઓ બિચારા કપડા ભીના થઈ જાય એવો મહા એ તો જાણો છો તમે પણ છતાંય કેવો પ્રેમી ભક્ત શ્રીજીના ચરણની ધૂળ લઈ લે અને શ્રીજી મહારાજ સ્વધામ પધારી જાય ભોજન કરે ત્યારે એ ભોજનમાં શ્રીજી ચરણની અંકિતની ધૂળ નાખે દાળ ભાત શાક રોટલીમાં શાક રોટલી ચાસમાં અને જમે અને એ છેલ્લી ચપટી ડાબલીમાંથી ખૂટી અને પછી કહ્યું એમના દીકરાને બેટા શ્રીજીની ચરણરજ પૂરી થઈ ગઈ છે કાલે ડોસો હવે ભગવાનના ધામમાં જશે આવો પ્રેમી ભક્ત તમે જો હે અને ખરેખર બીજે દિવસે એને કહ્યું કે લ્યો વાપલ્યો આવી ગયા છે સહજાનંદ સ્વામી હું જાઉં છું જય સ્વામિનારાયણ છોકરાઓ વડતાલ મંદિરની સેવા કરજો સત્સંગની સેવા કરજો ભલામણ કરી દે એક વખતનો ભયંકર બહાર બહારવટીઓ જેનાથી ગાયકવાડ સરકાર ધ્રુજતી ચેલેન્જ ફેંકે ને તિજોરી તોડીને વયો જાય તો ગાયકવાડ સરકાર કાંઈ કરી શકે નહીં આવો માણસ સામાન્ય નહોતો રાતે ઉઠીને સાનમન સુનવન ચોરીને વયો જાય આ બધા તો પણ કેવો એમ તમે જો ઘોડા ચોરવા માટે જ માણેક વર્ણી માણકી લેવા માટે ડભાણના યજ્ઞમાં આવ્યો હતો અઢાર દિવસનો શ્રીજી મહારાજે યજ્ઞ ડભાણમાં કર્યો અને એને કહી દઉં તું બધે જ્યાં ત્યાં બધી ચોરીઓ કરે છે પણ તું સહજાનંદ સ્વામી પાસે માણેક વર્ણી માણકી છે એનો ગતિનો વેગ એટલે પલકારામાં તમારા બંદૂકમાંથી ગોળી છૂટે અને દેખી ન શકો એમ માણકીને એડી સહજાનંદ સ્વામીને અડી ન અડી ત્યાં અલોપ થઈ જાય આવી ગતિ અને એ તો પ્રેમાનંદ છે વારે વારે લખે તોપ ગોળા થકી ભારી જાણે ગગનમાંથી સિતારો ખીરો હોય એવો લીસોટો દેખાય માણકી અદ્રશ્ય થઈ જાય આટલી ઝડપ હવે એને લઈ લે તો કહેવાય અને એ ડબાના યજ્ઞમાં ઘોડશાળમાં એ રાત્રે બોકાની બાંધી છે કાળી આખી આખા ડગલા કાળા પહેર્યા છે અને બંદૂક ખભે લટકાવી છે ભેટમાં કટાર રહી ગયા છે અને એ જોવન વડતાલો ઘોડશાળમાં સાગરીતો સાથે જોવે છે અચંબો થઈ ગયો આ હા હા કેટલાય ઘોડાની હાર પણ ઘોડે ઘોડે સહજાનંદ સ્વામી ઉભો છે ઘોડે ઘોડે હમણાં તો આઘા જશે આખી રાત ઉભા રહ્યો કઈ વાંધો નહીં કાલની વાત છે ત્રણ દિવસ ને ત્રણ રાત સુધી સહજાનંદ સ્વામી ઘોડશાળમાં એક એક ઘોડા પાસે રહ્યા એક એક ઘોડા પાસે એક જીવને સુધારવા માટે ભગવાન કેટલું કેટલું કરે છે એ અને ચોથે દિવસે પછી નિદ્રે આંખ કરે આંખમાં નિદ્રા કરી નથી ત્રણ ત્રણ દિવસના રાતના ઉજાગરા અને એ સભા ચાલે ને એમાં આવો કરડો જો બનતો હોય એને કોણ ન જાણે સભામાં આવ્યો હા તે અડધા માણસો ઊભા થઈ ગયા <laughs> શ્રીજી મહારાજે આ આજા અને ભૂજા ઊંચી કરીને કહ્યું બેસો બેસો બેસો બેસો અને જોબને આવી આવડા એવા સાષ્ટાંગ દંડોત પ્રણામ કર્યા અને બહાર વટ્યો ભક્ત થયા હવે એક જણો છે ને આ વાત સાંભળી ગયો તો ને મૂર્ખ મને પછી ભેટો નથી થયો એક ક્યાંક વાંચી ગયો ને એવું હતું કે જોબન વડતાલ અને બારવટિયાનું દિલ પરિવર્તન કરી નાખ્યું એમાં તો સહજાનંદ સ્વામી ભગવાન કેવાતા છે એના કરતા રવિશંકર મહારાજે કેટલાય બારવટન સુધાર્યા ભાઈ એ કથાના કથામાં જરા જુઓ આ કથામાં એ સેન છે કે જોબન વડતાલો આવ્યો પણ ઘોડે ઘોડે સહજાનંદ સામે ત્રણ દિવસ ને ત્રણ રાતે પરમેશ્વર દેખાયો એટલે પરમેશ્વર છે એટલે પરમેશ્વર છે પરમેશ્વર આમ થઈ નથી ગયો ડાકુને પરિવર્તન કરવા તો તો આપણે કેટલા કર્યા હોય તો ભગવાન થઈ જાય આમાં એમાં એક બે જણા આપણે ડાકુ જેવા જ છે એ ભગત થઈ ગયા નથી હા ઓળખે કે હા આ એમ ભગવાન નથી થઈ જવાનું પણ હવે આવડે નહીં સૂઝ પડે નહીં પછી વાતું માંડે રાખે સાંભળે નહીં ઘોડે ઘોડે જો રવિશંકર મહારાજ પ્રગટ થતા હોય તો હાલો આપણે જોઈએ તો એ ચરિત્રને વિશેષ બિરદે સહજાનંદ સ્વામીની આ વાત છે અને હજી તો સત્સંગી થાય છે જોબર વડતાલો અને ત્યાં સંકલ્પ કરે છે કે આ તો મારો પ્રભુનો મારો ઈષ્ટનો મારો ગુરુ જે ગણો સર્વેસર આ છે હવે મારે ઘેર જોઈએ પગલાં ન કરે મન મનમાં જુઓ તમે હજી તો કંઠી ધારણ કરી સત્સંગી જ થયા છે ત્યાં એને એમ થયું કે મારે ઘરે જો પગલાં ન કરે તો મારું ઘર શું કામનું સમર્પણ જુઓ તમે અને તે મારો પ્રભુ હું વડતાલ મારે ઘરે દબાણથી વડતાલ જવાનું હું વળતાર મારે ઘેરે પહોંચું એ પહેલા આ બાજુની દિવાલમાં જે મોટી આમ બારી છે એ બારી ઉપર જો આ સહજાનંદ સ્વામી બેઠા હોય મનમાં મનમાં સંકલ્પ એકલો જોબન વડતાલો કરે છે આટલું થયા પછી તો મનમાં એમ છે કે આ ભગવાન છે એમ થોડોક અંશ રહી ગયો એ જો મારી પેલા એ બારીએ બેસીએ અને મને કે જોબન આવો આવો આવો જોબન આવો આવો એમ જો મને કહે તો હું ચોકમાંથી જેને દર્શન કરું અને હું દંડવત કરી અને મારતા ઘોડે એના ભાઈ ઘોડા એવા હજી ત્યાં અહીંયા સત્સંગી થયો આ સભા જોઈ છે અઢાર દિવસનો યજ્ઞ ચાલે છે હજારો લોકો છે એમાંથી નીકળવું છે અજાનંદ સ્વામીને માટે એ બહુ કપરું કામ છે મારતે ઘોડે વડતાલ જાય છે અને એ બારી આજ પણ દેખાય છે એ મકાન આજ પણ ઊભું છે તમે જાજો વડતાલ અને એમાં જ્યાં જઈને જુએ ત્યાં બારી ખુલ્લી અને ત્યાં જ સહજાનંદ સ્વામી આમ પગ ઉપર પગ ચડાવી ગુલાબનું ફૂલ સૂંઘતા સૂંઘતા માટે ત્રણ થોગલાનો સાફો અને હાથ આમ ઊભો કરીને કહ્યું આવો જોબાન મગન આવો આવો આવો આવો આ પ્રસાદીની બારી આજે પણ છે એ સહજાનંદ સ્વામી પરમેશ્વર છે એટલે પરમેશ્વર છે કઈ જો બંને પરિવર્તન કર્યું એટલે નથી થઈ ગયું પણ હવે આપણે ત્યાં બોલીએ એટલું બાકી એ તો આ નથી સાંભળવાનું ને એ તો એનું કરી રાખતો ઠીક આપણે આપણે તો ગુણ ગવાઈ ગયા જોબન ચરિત્ર પાવન થઈ જવાય બોલો આ રાતે આપણે ચરિત્ર ગાય કહેવાનું એ છે ભાઈ એક જ વાક્યમાં મારે કેવું હોય તો સત્સંગ આપણને કેવા ઉઠાવે છે એટલું જ કે જાજરૂના લોટાને એ સત્સંગ સત્યનારાયણના કળશ પૂજા જેવો કળશ બનાવી દે છે સત્સંગ જાજરૂનો લોટો જાજરૂનો લોટો જેને કોઈ અડે નહીં અડે તો નાવું પડે હાથ ધોવા પડે એ લોટાને સત્સંગ સત્યનારાયણની પૂજાના ભગવાનની પૂજાનો કળશ બનાવી દે છે આથી બીજું કઈ મહાનતા છે સત્સંગની ભાઈ પુની સંભારી ઉઠી છો લંકા ઊભી થઈ ગઈ ઊભા કરી દે છે ભાઈ બેઠા અને પછી બીજું કે જેને ચોર કહેતી હતી લંકીની એને શું કહ્યું રામદૂત છો તમે ભગવાનના ભક્ત છો દ્રષ્ટિ પરિવર્તન થઈ જાય આ ત્રીજું લક્ષણ છે સત્સંગથી આ થાય ક્ષણનો સત્સંગ ક્ષણનો આટલો આ બધા જે ક્ષણના જ છે ને આ ક્યાં આપણે જેમ દિવસો દિવસો સુધી કઈ ભરેલું છે ક્ષણના થોડી વારમાં કેવા કેવા થામ કેવા કેવા કામ જો દ્રષ્ટિ બદલી જાય જીવનની આખી દ્રષ્ટિ બદલી આ સતી ભવાનીનો બીજો જન્મ થયો હિમાલયને ત્યાં પાર્વતીને ત્યાં પછી મહાદેવજી પરણો આવ્યા હવે મહાદેવજી આવ્યા એની રીતે આવ્યા મૃગચર્મ વીંટાળેલો સાપને બધા ઘરેણા બાંધેલા ગળામાં સાપ નાખેલા અને કાંડા ઉપર સર્પો વીંટાળેલા ત્રિશુલ હાથમાં ઘોડા ઉપર બેસે એની જગ્યાએ બળદ ઉપર આવ્યા અને હારે પાછા જાનૈયા કોણ ભૂત પ્રેત બધાય અને એવા બધા દેશ પ્રદેશના ભૂત ભૂવા દેશ પ્રદેશ એમ શૃંગીરીને કીધું એનો ગણ છે શૃંગી એને કીધું આપણે જાડી જાણ જોડવાની છે ખાલી અહીંયાના સ્મશાન નહીં દેશ વિદેશના બધા ભૂતને બોલાવો બધા આવ્યા છે અમેરિકાથી આવ્યા હતા ત્યારે હશે એ ખંડ વિસ્તરેલો હતો પણ ભાઈ એ બધે એ તુલસીદાસજીએ રામચરિત માનમાં ભૂતોનું વર્ણન કર્યું છે ભાઈ વાત કોઈને અહીંયા આંખ્યું અહીંયા પેટ ઉપર આંખ્યું ન્યામાં આમ કરે અને જે એ ગામમાં જાન પ્રવેશ કરીને જે બધા લોકો ભાગ્યા છે અને ભીડ ઇતર તિતર બીતર થઈ છે અને પોંખવા માટે જે મહિના સાસુ આવ્યા છે જ્યાં જોયું આવું વિરૂપ રૂપ જોયું મહિના બેભાન થઈને ધરતી ઉપર ઢળી પીડ્યા પૂજાનો સામાન ઉડી ગયો અને માણસો અનુચરો સેવકો ઉઠાવીને મહિનાને પાર્વતીના માને ઘરમાં લઈ ગયા પાણી છાંટ્યું સેવા કરી ભાનમાં આવ્યા અને એ સગ પણ નારદે કરાવેલું એમણે આ સલાહ આપેલી પાર્વતી અને જે ભાઈ મહિના છે નારદ ઉપર બગીડા આખો ઘર પરિવાર બધું રાજ પરિવાર નારદને મેળો મૂકે ને એવી વાત થઈ ગઈ એનો નખો જ જાય અમારી આવી દીકરી એને આવો વર અને અહીંયા એને ગોઠવું અમે નારદનું શું બગાડ્યું અમે કોઈનું શું બગાડ્યું આવો કલ્પાંત કરે છે અને મહિના એટલો બધો શોખ કરે છે કે હું મારી દીકરીને કોઈ પણ હિસાબે આ નંગ ધણંગ જોગીને હું ન પરણાવું મારી દીકરીને લઈને હું પર્વત ઉપર ચડીને ગુફામાં કૂદી પડીશ કોતરમાં કૂદી પડીશ વિષ ખાઈને મરી જઈશ પણ હું મારી દીકરી પાર્વતીને આને કદાપી નહીં વરાવું એ જ વખતે નારદજી આવે છે અને જ્યાં કયાજી વઢવા જાય ત્યાં જ નારદજીએ કહ્યું હું તમારો રોષ સમજી શકું છું પણ સાંભળી લ્યો તમે જેને નિંદો છો એ કોણ છે અને તમે જેમાં મોહ રાખો છો એ કોણ છે દ્રષ્ટિ જ બદલાવે છે થોડી જ વારમાં અને ત્યારે નારદજી કહે છે તમે જેને દીકરી દીકરી કહીને ખોળામાં વાલ કરીને બેટી પડ્યા છો એને તમારી દીકરી માનો છો એવું નથી એ તમારી માં છે જગદંબા છે એ ભવાની પાર્વતીજી છે અને જે આ નંગ ધડંગ દેખાય છે ને એ જોગી સાપ વીંટાળીને આવ્યો છે કાળનો કાળ પણ મહાદેવ છે બસ દ્રષ્ટિ પલટાણીને એ ઉલ્લાસ થઈ ક્ષણમાં કામ હોશે હોશે શિવને પરણાવ્યા છે પછી એટલે દ્રષ્ટિ પડતા બીજું શું થાય વિભીષણ અને હનુમાનજી રાત્રે મળ્યા ત્યારે વિભીષણે દુઃખ વ્યક્ત કર્યું ખાલી પૂછ્યું હનુમાનજી કે કેમ છો કેમ છો ત્યારે વિભીષણ કે મારા બત્રીસ દાંતમાં જીભ રે એવી રીતે હું રહું છું દસનન મહી જીભ બિચારી આ દાંતમાં બત્રીસ દાંત સતત આમ ધ્રોગા જેવા છે ને એની વચ્ચે જીભ રે એમ રહું છું <laughs> એ દુઃખ માનતા હતા ને વિભીષણ આ બધા આવા રાક્ષસો છે એની વચ્ચે હું આવી કોમર જીભ થઈને છે જ આમ આગી પાછી તાવ સતત ડરાવ ડર ડર આપે જે આગી પાછી થઈને કચડીને ખાઈ જજો કાપી નાખશું આવું હનુમાનજી કાંત બહુ સરસ વાત છે દ્રષ્ટિ જ બદલી લો તમે કહો છો ને વિભીષણ એ હું બત્રીસ દાંતની વચ્ચે જીભ રે એમ રહેવું છું બહુ સારામાં સારી વાત છે એનો અર્થ શું છે દાંત પડી જાય જીભ એમ નમ રે રાક્ષસો વ્યા જશે તું રહીશ આ બધા વયા જવાના છે અને તું રહેવાનો છે અને અદ્યાપી પરણે વિભીષણ છે ચિરંજીવી ગણાય છે હનુમાનજીએ કહ્યું આ બધા વ્યાજે છે તું રહીશ બરાબર દ્રષ્ટિ બદલાઈ ગઈ વિભીષણ ખુશ થઈ ગયા લ્યો બોલ દ્રષ્ટિ જ બદલા અમેરિકામાં વિવેકાનંદ જગ્યા હતા રોક ફેલરને મળવા આવ્યા મને કે શાંતિ નથી બધે બહુ આમ થાય છે અજંપો થાય છે બેચેની રહે છે ટ્રાંકી લાઈ લેવો પડે ભલાણ લેવો પડે છે વિવેકાનંદજી કે દ્રષ્ટિ બદલો જીવન બદલો શું કરવાનું પૈસો બહુ ભેળો કર્યો છે પરમાર્થમાં વાપરો શાંતિ થઈ જશે એટલે દ્રષ્ટિ બદલી રોક ફેલર ફાઉન્ડેશન ચાલે છે ને આજે તો એ માણસને થોડા દિવસમાં શાંતિ મળે એટલે લોભિયાને ઉદાર કરે આપણે ઘણા એવા પ્રસંગો જોયા છે એક પાય કોઈને આપે નહીં એ સત્સંગ સાંભળી સાંભળીને લાખો રૂપિયાનું દાન કરતા થઈ જાય દ્રષ્ટિ બદલી જાય બોલ અને ઘણા એવાય હોય લાખો રૂપિયા હોય તો ક્યાંય પૈસું પૈસું વાપરે જ નહીં ગમે એટલું સાંભળે ને પૈસો છૂટે જ નહીં યાદ રાખજો સત્સંગમાં કહેવાય છે શાસ્ત્રોમાં કહેવાય છે એ કર્યા વગર છૂટકો હોતો નથી આ બધું આવું છે ને થોડા સંકોચ થાય પણ આ તો એક વાત જ એવી છે એટલે કહ્યા વગર એ ચાલે હનુમાનજીને વિભીષણ એમ કહ્યું કે મહારાજ મારા પર રામ ક્યારે કૃપા કરશે મને ક્યારે પ્રેમ કરશે વિભીષણને હનુમાનજી કે તારા ઉપર પ્રેમ કરશે જ નહીં વરસાવશે જ કૃપા કરશે જ અરે કેમ હું એનું રામનું ભજન કરું છું રામ રામ રામ રામ રામ રામ ભજન કરું છું લંકામાં રહીને ભજન કરો અરે ભલે કરે ને ભજન તું અખંડ માળા કરતો હોય તોય શું કેમ તું ભજન કરે છે પણ રામનું કામ શું કરે છે કે રામનું કામ તું લંકામાં છો મોટી પોસ્ટ ઉપર પદવી ઉપર છો સચિવ છો તારામાં સામર્થ્ય છે છતાં તે ક્યારે રાવણને સીતાજી બાબતે વિરોધ કર્યો કે તમે આ કરો છો ખોટું કરો છો મંદોદરીએ કહ્યું તે કીધું માલ્યવંત સચિવે કીધું તું બોલ્યો કોઈ દી માળા કરે છે રામ રામ રામ રામ રામ રામ કરે છે રામનું કામ તો કરતો નથી અને પછી વિભીષણ બદલાય અને ભર સભામાં પછી એને પડકાર કર્યો કે આ ખોટું થાય છે અને પછીની કથાઓ તમે જાણો છો એમ ભાઈ માળા કરનારા હોય ને કીર્તનો બોલનારા હોય ને ભજન કરનારા હોય ને બધું પણ પોતાને સામર્થ્ય હોય તોય જે દાન સેવા સત્કર્મ પરોપકાર સત્સંગને અર્થે વાપરતા નથી ભગવાનની કૃપાનું પાત્ર થતું નથી વાપરનારા થઈ જાય કૃપાવંત થઈ જાય પણ ઘણા નથી પૈસો નથી છૂટે નહીં દશાંશ વિશાને આપણે ગમે એટલું કહો તો કેટલા કાઢનાર હોય તરત આમ ઢીલા પડી જાય એટલે દસ લાખ હોય તો એક લાખ કાઢી નાખવા પડે એક લાખ ત્યાં તો અહીંયા એટેક આવે એવું થાય દસ લાખ દબાવીને બેઠો હોય સો રૂપિયાની પોંચ ફાડે અને એમાં પ્રસાદની કોથળી લઈ જાય એમાં પાછો જોયા કરે ભૂંગ્યા કરે બે વેજીટેબલ છે ચોખ્ખું ઘી છે આવા આવા શું ભગવાનનું કૃપાનું ધૂળ પાત્ર થાય ભગવાનને અર્થે સત્સંગને જેમ ઘા કરી દેતો હોય એવા ઇતિહાસમાં દાદા ખચેના નામ લખાણા આને કોણ યાદ કરે હડેલા મૂળિયાને હે ઉદાર દિલને યાદ કરે એવા રાજા મહારાજાને યાદ કરનારા છે બધા પ્રજાઓમાં ઘરે તો પોતે ઘરના બાયણા બંધ કરીને પૂરી ભજીયા શાક પૂરી ખાઈને બે ઊંધિયું ખાય તો એને કોણ યાદ કરે પણ પોતે સૂકો રોટલો ખાઈને પાડોશમાં એવા પરવાન દિવસે ઊંધિયું જલેબી ખવડાવે એને લોક સવારમાં ઉઠીને યાદ કરતું હોય છે આ એ ઘણા હોય એવા પાછા પોતાના સારા ભક્ત માનતા પણ પૈસો છૂટે નહીં પૈસો આપ્યો છે શેના માટે સત્સંગની ભગવાનની પરોપકારની સેવા માટે પણ દિલ જોઈએ કઈ દોલતની જરૂર હોતી નથી જોજો ભાઈ વિદુરજી બહુ સરસ મહાભારતમાં બહુ સરસ કહે છે કે પૂરેપૂરું સામર્થ્ય હોય અને છતાંય જે ક્ષમા કરે એ ભગવાનની કૃપાનો અધિકાર પૂરું સામર્થ્ય હોય છતાંય ક્ષમા કરે જાવ દે જાવ દે કોઈ હાકોટો માટે મૂતરી રહેતો હોય એ ક્ષમા કરે એમાં કઈ મોટી વાત છે અને ઘરમાં કાંઈ ન હોય અને દાન કરવાનો ઈહોરો ચડે અને ઘરનું વેચીને દાન કરે એ કચરા ભગત કંથરોટમાં કંથકોટના કચરા ભગત એને સહજાનંદ સ્વામી માળામાં યાદ કરે એને સંતો યાદ કરે ઘરમાં કાંઈ નહીં અને બાઈ માણસ પોતાના કપડાં વેચીને ગીરવે મૂકી નહીં પણ એ સંત સેવા ભગવાનની સેવા કરે એને યાદ કરે લાખો હોય ને ભાઈ સો રૂપિયા આપે ના રે એ તો પેલા તો દશાંશ કાઢો ગરીબો તો વિશાંશ કાઢો હમણાં આ તો આ બધું કહીએ ને એટલે એમ લાગે આ બધાને લેવું છે એવું નથી અમને ખબર છે તમે દેવો નથી જે છે એ વાત કરીએ પણ આમાં મૂળ કહેવાનું કારણ શું છે કે ઘણા દુઃખના અને કલ્યાણ બગડવાના કારણો આ છે આ કર્યું હોય ને પૈસો હોય સત્કર્મ કર્યું હોય ને ભગવાનની સંતોની સત્સંગની સેવા કરી હોય ને છેલ્લે અટકતો હોય ને તો આ આ કર્યું હોય ને ત્યારે એમાં કોઈ દુઆ આવી ગઈ હોય ને એ આવી એવા દાખલાઓ છે એ સાધુ આવીને ઊભો રહે લઈ જાઓ મહારાજ ના ચાલે આટલું કામ કર્યું છે આનો આનો કોણ જામીન થાય તમે વિચાર કરો સાવ સીધી વાત છે ને આનો જામીન કોણ થાય એને એકલે એકલ એકલે બળે જાય એકલો ને એકલો ખાધું ને એકલો એકલો કામ કર્યું નથી કોઈને આશીર્વાદ નથી કૃપા કરી નથી શ્રીજીની કૃપા નથી લીધે સત્સંગની કૃપા લીધી એનું એવું થાય ને અટવાય ત્યારે અહીંયા કોણ આવે મોત શું કે હું તો પૈસો વાલો હોય ને તો એને વાવવો જોઈએ બીજે જન્મી પાછો આવે નહીં તો તાને જન્મ પીડ્યો રહ્યો આ ઘણા હોય છે આ આમ આપણે નામ બોલાતા હોય છે ને બધાને કે આટલું આને કર્યું એટલે કર્યું તે અમુકને કોઈ દી તોર જ ચડે નહીં તે કરી લઈએ એમ કરી લઈએ ઠારી લઈએ ઠારી લઈએ પૈસો છે આ જીવન છે મનુષ્ય દેહ છે એ બરફના ગાંગડા જેવું છે હાથમાં આવી ગયું પછી ઓગળવાનું ચાલુ જ થઈ જાય જે ઠારી લે ને એના ઠંડુ કરીને પેટ ટાઢું કરી લે એનું કામનું બાકી તો ઓગળી જવાનું છે રોડ ઉપર સરદારજી ઉભા હતા બરફનો ગાંગડો લઈ <laughs> તે એક જણો નીકળ્યો આમ તે એને જોયું તો ઓલો બરફનો ગાંગડો હાથમાં હતો એટલે ઓલો ઠીક હવે આપણે શું બોલાવો અડધો કલાક પછી પાછો આવ્યો ને તોય ઓલો ઊભો હતો ઓલો આમાં જોતો જ તો એટલે પાછો અડધો કલાક પછી ગાંગડો હજી પકડીને ઊભો હતો ને એટલે પેછા પેલા ઊભો રહીને બોલ્યો એ કે સરદારજી તમે ક્યારના બરફનો ગાંગડો લઈને આમ ચારે વાર જોયા શું રાખો છો તો હું એ જોઉં છું આ લીક ક્યાંથી થાય છે એમ જેની પાસે સંપત્તિ છે અવસર છે પૈસો છે સારો સુયોગ છે એ એને પાંચ પૈસા વયા જાય ને તોય જોઈ રાખા લીક ક્યાંથી થાય છે પણ એનાથી ટાઢું ના કરી લે જે સમય મેળ્યો છે એનાથી ટાઢું ના કરે ઓગળી તો જવાનો જ છે ને ભાઈ વાત નાની લાગે પણ બહુ મહત્વની છે એ જોઈએ ને કે લીક ક્યાંથી થાય છે ઓગળી ને વયું ક્યાં જાય છે પણ આને ટાઢું કરી લે ને તું એક સરસ મજાને બે પાંચ ગ્લાસ દૂધ ઠંડુ કરી લે પી લે તો તારી ડૂટી ટાઢી થઈ જાય ખોળવામાં રહીએ આ રાત ને રાતે જાગી જાગીને ઓલી નોટબુક હોય ને ખોલે આમાં આટલો ખર્ચો કર્યો આટલું કર્યું દૂધે કસીને વાપર્યું ઘી કસીને વાપર્યું ચા કસીને વાપર્યું મહેમાનોને કોઈને બહુ આવવા નથી દીધા તો આટલો પૈસો બાને હોસ્પિટલ લઈ જવાના તોય ના લઈ ગયા બાપાને ન લઈ ગયા તો લીક ક્યાંથી થાય છે એ લીક જોવે પોતે લીક થઈ જાય ઉદાર આપણે ઘણા એવા જ જોયા છે કે કથા સાંભળી સાંભળીને લોભના કટકા હોય પણ એવા ઉદાર થઈ જાય આ જીવન દ્રષ્ટિ બદલાય સ્વાર્થ માટે નહીં થોડું પરમાર્થ માટે જીવતા આવું છે બે મહિના પહેલા જ એક જણો મળવા આવ્યો હતો એને કોઈના થ્રુ હશે એટલે મળવા આવ્યો એટલો બીજા ચેરો બેરો બધો છે ને કોથળા જેવો ચિતરાઈ ગયો હતો બહુ દુઃખી હતો બિચારો આમ છે ને તેમ છે મેં બધું સાંભળ્યું મેં એને કીધું એક તો વાત તમે સત્સંગ કરો બીજું તમે ભજન કરો અને મેં કીધું ત્રીજી વાત એ છે તમે જે વાત કરો છો એનો પ્રોબ્લેમ ત્યાં છે સંપત્તિ બહુ એકઠી કરી છે પણ કોઈ સત્કાર સત્કાર્ય કરો ભગવાનને અર્થે ગરીબોને અર્થે ગાયોને અર્થે બધે વાપરો તો તમે ઓટોમેટિક તમને જો તમારા શાંતિ થઈ જાય છે બધું સારું થઈ જાય છે બહુ સારી વાત એ ગયા આપણે તો કઈ એનો કોન્ટેક્ટ બોન્ટેક્ટ આપણે કઈ લીધો નથી ને આપણે કઈ જરૂર નથી તો સલાહ આપી હવે તમે જાઓ તમારે યોગ લાગે આપણે એ કીધું તમને જ્યાં ઠીક લાગે ત્યાં એ તો કોઈ પ્રશ્ન જ નથી મેં કીધું માને તમને તમારો નંબર એ આપતા નહીં તમારો એડ્રેસ એ આપતા નહીં તમને એમ થાય કે આ લઈ લેવા માટે વાતો કરે છે આ તો તમારું ભલું થાય એટલા માટે તમને જ્યાં શ્રદ્ધા હોય કરજો તો સારું થશે બહુ મોટી વાત છે દ્રષ્ટિ બદલાય માણસ ભૂખ્યો રહીને પણ સત્કર્મ કરવા થઈ જાય તૈયાર એ દ્રષ્ટિ છે પણ પછી એક વાત છે જે લંકીની કરીએ જબરાવનહી બ્રહ્મબર ચલત બિરંચી કહા મોહી ચિન્ના વિકલ હોસી તે કપી કે મારે તબ જાનેસી નીચીસર સંહારે બસ તને જયારે પ્રહાર થાય તું જયારે વિકળ થઈ જા ત્યારે માનવાનું હવે બધા રાક્ષસો નાશ પામશો આ સત્સંગનો મર્મ તો તમે જુઓ ભાઈ આ પ્રસંગ આપણે લીધો એટલા માટે જ લીધો છે એક એક એક પંક્તિમાં કેવું છે સત્સંગને અર્થે જ્યારે વ્યાકુળતા થાય કથા સાંભળવા માટે વિહવળ થઈ જા અરે કેમ મારે અવાયું નહીં રહી ગયો રહી ગયો રહી ગયો તમે કોઈ જગ્યાએ જમણવાર હોય ને પછી તમે રોટલી શાક ને ખાતા એવું જેવું બધું ખાતા પછી સરસ મજા શ્રીખંડ કે એવું બધું હોય એ બધું રહી ગયું હોય તો બીજાને થાળીમાં જોઈ રહી નથી રહી ગયું તો બધું જમી લીધા પછી એમ કોઈ ક્યાંક આવો પણ સરસ મતાનો ગાજરનો હલવો હતો એમ રહી ગયો હવે પાછું તો જવાય નહીં કેવી વ્યાકુળતા થાય એવું કોઈ પિક્ચર ચડ્યું અને કોઈ એને બધા એને ફ્રી ઓફ ટિકિટ આપતા હોય અને એ વખતે કોઈ રહી ગયો ત્યાં ત્યાં અરે હું રહી ગયો વ્યાકુળતા થાય બધા સંસારની બાબતોમાં ઘણી બાબતોમાં વ્યાકુળતા થાય છે પણ સત્સંગ માટે થઈ વિકલ હોશ તે જ્યારે વિકળતા થાય કે આ વ્યાકુળ વ્યાકુળ થઈ જાય કે મને લાભ ન મળ્યો ભાઈ આહા ત્યારે સમજવાનું તબ જાને સી નિશીચર સંહારે ત્યારે અંતરના દોષ બધા જ મરશે વ્યાકુળતા થાય તો અને પ્રથમનું સડસઠનું સિક્સટી સેવનમું વચરામર કે અનુતાપ થાય અંદર પરિતાપ થાય સત્સંગ કરતા કરતા શું થાય ઓહો આવા આવા ભક્તો આવા આવા સંતો આવી આવી રીતે જીવ્યા અને હું આવો હજી હાવ નીચું જીવું છું હમ હું એક સામાન્ય વસ્તુ છોડી નથી શકતો આવું છોડી નથી શકતો આવી રીતે વર્તી નથી શકતો મારા જેવો મૂળ મારા જેવો દુષ્ટ મારા જેવો પાપી અધમ કોણ આવો અનુતાપ કરે મહારાજ કે સર્વદોષ નિવૃત્ત થઈ નીકળતા આખું વ્યાકુળતા અને એ છેલ્લે એ જ સાર સ્વર્ગ અપવર્ગ સુખ ધરીય તુલા એક એકાંગ તુલન તાહી સકલ મિલી જો સુખ લવ સતસંગ અમૃત જેવી એક જ વાત આમ છે નાની પણ આપણને આ તમને જુઓ એ કઈ મજાની હોય છે આપણે રૂડી રાંધી રસિયાજી મેં ખાતે ખીચડી સાંજનો થાળ છે ને એ રચો કોઈને દયાનંદ સ્વામી એ દયાનંદ સ્વામી છે ને આ બાલ પ્રદેશ રેથળ ગામના અને ગોધનેશ્વર મહાદેવ ધોળકા પાસે છે ને મહાદેવ ત્યાં રહીને યુવાન અવસ્થામાં તપ કરતા શા માટે મોક્ષ માટે લો એનો કોઈ બીજી ઓળખાણ નથી મહાદેવને શરણે જઈને ભજન કરે ગોધનેશ્વર મહાદેવ પાસે એવા ભારે મુમુક્ષ નામ એનું લાલજી એ ખાય નહીં પીએ નહીં વ્રત કરે તપ કરે ઉપકાસ કરે ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય જાપ કરે અખંડ જાપ કરે શિવથી રેવાયું નહીં એક દી શિવ પ્રગટ થઈ ગયા ગોધનેશ્વર મહાદેવ પ્રગટ થઈ ગયા માગ માગ માગ લાલજી શું છે તારે માગ કે મહારાજ મારો મોક્ષ કરો શિવજી કે મોક્ષ પ્રગટ મોક્ષ જોતો હોય ને તો ગરડા વયો જા ત્યાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે ઓહો શું વાત કરો છો મહારાજ હા અત્યારે હાલતો ચાલતો બોલતો પરમેશ્વર આવી ગયો છે આ જેને ખબર જ નથી ને કે સ્વામિનારાયણ ભગવાન કોણ છે એ જેમ આવે એમ જીકે રાખે છે એક જ શબ્દ લાવે હમણાં બસો વર્ષ બસો વર્ષથી એક ધર્મ શરૂ થયો બસો વર્ષ તે શું છે તને શું છે બસો વર્ષ શરૂ થયું તને કોઈ કેનારું નથી એટલે માથે શું ચડી જશે બસો વર્ષથી થઈ ગયો છે આમ થઈ ગયું છે તેમ છે હું તો વ્યાસની ગાદી પર ચોખ્ખું જ કહું એટલે આ કોઈ કહેવા નથી આવતું એટલે તું ફાઈટો ફરે છે એટલું જ છે ને તને બીજી ખબર શું છે બસો વર્ષથી ચાલુ થયું હોય ને અમે અમારા જીવન બગાડવા હાટું અહીં મીંડ્યા છે વાત સાચી ને કે તમે કઈક બે ચોપડી ભણ્યા છો તો અમારા તુમલા ખાલી થોડા છે મૂરખ અમને કઈ હરામ ચસ્કો લાગ્યો છે અને આ સાધુ થઈને અમે કઈ હું બીજું કઈ મોજ મજા મજા કરવા માટે આવે ભૂખ્યા તરસ્યા મરીને કામ કરીએ છીએ અમથા કરીએ છીએ આના પગમાં પડીએ અમથા આના જેવું છે બીજે ક્યાંય નથી મળતો એટલે અહીં બેઠા છીએ તમને મન ભાવે એમ બસો વર્ષ ત્રણસો વર્ષ ભગવાન એનું સારું કરે આવા ટીકા કરનારા હોય ને બીજે જન્મે સ્વામિનારાયણ ગુણ ગાથા ગાવા માટે જ આવીને રે વેર ભાવે ભજન કરે ને એ જાતું હશે કે તમે કેવી વાત કરો છો તો આપણો ગમે તેમ તો આપણો હિતે છું જ છે સરસ તો એ દયાનંદ લાલજી પછી આવ્યા ગરડા મહારાજના પગમાં પડી ગયા પ્રભુ આ પરમેશ્વર છો મને શરણે લઈ લો શ્રીજી મહારાજ કે ગોધનેશ્વર મહાદેવ મોકલ્યા કયા થોડી વાત છે કાંઈ એટલે ઐતિહાસિક વાતો આ કાંઈ કોઈ નવલકથાની કથાઓ થોડી છે ભાઈ તમે હજી એ બધા સ્થાનક એમના ઉભા છે એમના ઉભા છે ભગવાન રામે જે ચાખડી પહેરી હતી ક્યાંય છે ભગવાન કૃષ્ણે જે મોજડી પહેરી છે ક્યાંય છે ભગવાન કૃષ્ણ રામે જે જામો પહેર્યો છે કેડિયું પહેર્યું ક્યાંય છે એની ચાખડી આમ દર્શન આપે જો સહજાનંદ સામે જે પહેરેલી ચાખડી ને જે જામો આમ દર્શન આપે આ ક્યાં મળે એ ચરણ પાદુકા આમ જ છે પ્રગટ છે પણ મને તમને બાળકની જેમ ચિંતામણી હાથમાં છે એટલે ભાન નથી ભાન નથી લાલજી આવ્યા ગરડા ને મહારાજના ચરણમાં પડ્યા અને મહારાજ હવે મને સાધુ કરો ને આપની પાસે રાખો મહારાજે ત્યારે દીક્ષા આપીને લાલજીનું નામ પાડ્યું દયાનંદ સ્વામી કવિ પદરચનાઓ કરતા અને એમણે એ સંપ્રદાય પ્રસિદ્ધ થાળ સાંજનો રોડી રાંધી મે રસિયાજી કાંતે ખીચડી રે રોડી રાંધી મે મધુરે મધુરે તાપે માખણ ખીચડી આપણે તો ઝડપ ઝડપથી બોલી જાય છે એટલે નથી ખીચડીનો સ્વાદ આવતો નથી થાળનો સ્વાદ આવતો હા પણ તમે જો આપણે એક કડી જ બોલ્યા પણ આમ કેવું લાગે જાણે ખીચડી ચડતી હોય આમ ભાત વરાતો હોય અને હૈયું પીગળતી હોય શું લખ્યું છે ચોખા દાળ જતન કરજો કેવું છે મધુરે મધુરે તાપે માખણ શી ચડી રે ચડીને માખણ જેવી થઈ ગઈ ખીચડી એવી એ બનાવતા આવડે તો બાકી ખીચડો ગાયો ને દેવાય એવો બનાવે હા કઈ એમાં મજા ના આવે કઈ કાંઈ નહીં પરાયણે પછી ખાઈ જવું પડે હેઠું મોઢું રાખી ડોબું ખાય ખાઈ જવાનું બીજું બાકી ખીચડી ખીચડી હજી કચ્છમાં બને કચ્છની ખીચડી તમે ખાઓ હા એ બને એના મગે એવા જો કે કોઈ લાવી નથી દેતા એ અલગ વાત છે પણ પણ એ કચડા એની જમીનમાં એને એ બધું મીઠું થાય છે એ રૂડી રાંધી રસિયાજી આ હા હા એ દયાનંદ સ્વામી છપિયા બાજુ ગયા સંત થોડા બે પાંચ સાથે હશે તર ગામ જાઉં તર છે ને ત્યાં એ તર ગામ જાઉં વચ્ચે મનોરમા નદી આવી વાત નાની પણ હો મને તો એટલી મીઠી લાગે છે આ ક્યાં મળે આવું પ્રગટપણું અને આજે છે એવું એમ નથી કહેવાની વાત કે તે દી હતું આજે નથી આડી નદી આવી ઘઘવાટા કરી હવે બે પાંચ સંતો નદી કિનારે ઉભા થઈ ગયા અને અકિંચન સાધુ કશું રાખનારા નહીં હવે સામે જવું છે ત્યાં જ એક નૌકા નાવડું નાનું લઈ અને નાવિક આવ્યો આત્માજી સાધુ લોગ હા વો કિનારે જાના હે હા ભાઈ અમે ઉસ પે ઉસ કિનારે પે જાના હે નદી પાર કરના હે અચ્છા અચ્છા હે કુછ <laughs> સંતો કે અમારી પાસે કઈ નથી ગયા વગર છૂટકો નથી એવું છે આવી જાઓ આવી જાઓ આપણે નૌકામાં સંતો કે પણ અમારી પાસે કાંઈ છે નહીં હા કાંઈ નથી જોજો હું એક જ શરતે તમને લઈ જઈશ શું એ માથાનો મેળ્યો ભાઈ એક જ શરતે હું તમને લઈ જઈશ હું તમને અહીંથી આ નદીને સામે કિનારે પાર કરી દઉં તમારે મને હું તમારી સાથે કાંઈ લેતો નથી તમારે એટલું જ કરો હું નદી પાર કરાવું તમારે મને ભવસાગર પાર કરાવવાનો આ કોલ આપો તો હું તમને નૌકામાં બેસાડીને સામે પાર લઈ જાઉં હવે આ તો રોકડું હતું સંત હાલો હાલો બેસી જાઓ બેસાડ્યા નૌકામાં સંતોને સ્વભાવ પ્રમાણે વાત કરી જો ભાઈ ધીમે ધીમે નૌકા હાલે તમે હવે વિચાર કર્યો છે કે મોક્ષ જોઈએ છે ભવસાગર પાર થવું છે તો લ્યો આ નદીનું જળ જમણા હાથમાં લ્યો અંજલિ લ્યો અમે ભગવાનને વિધિવત તમને શરણે લઈએ ભગવાનનો આશ્રય કરીએ દીક્ષા વિધિ આપીએ સામાન્ય દીક્ષા આ કંઢી પહેરી લ્યો અને આટલા નિયમ છે આને ઓઈલો ભડક્યો જો મેં તમને મહાત્મા લોકો કીધું હતું કે તમારી પાસે કાંઈ નથી એમ મારી પાસે પણ કાંઈ નથી હું કાંઈ પાળવાનો નથી જોજો તમે મને કંઠી પહેરાવો નિયમ આપો તમે કેવી બધા નિયમ પાળો પછી મારું કલ્યાણ થાય તો તો મેં કાંઈક આપ્યું કહેવાય અને તમે લીધું કહેવાય મેં તમારી પાસે કાંઈ લીધું નથી તો હું શું કામ તમને કાંઈ આપું હું તમને મેં તમને નૌકામ બેઠા ત્યારે કોઈ નિયમાવલી આપી એવો માથા નો મળ્યો તમારે મોજ પડે ત્યાં બેસો હું તમને બથમાં ઘાલીને સામે કિનારે લઈ જઈશ આ મારી મારી પોતાની વાત છે અને તમે મને નિયમ પકડાવવા માંડ્યા તારે આ નહીં ખાવાનું તારે આ નહીં પીવાનું આવી રીતે ઉઠવાનું આમ પૂજા કરે ને આમ માળા કરવાની હું કાંઈ તમારી પાસે લેતો નથી તમારે પણ મારી પાસેથી કાંઈ લેવાનું નથી જેમ તમે બેઠા ને અહીં ઉતારું એમ વગર નિયમે કાંઈ પણ ધર્મ પાડ્યા વગર હું કશું જ પાડવાનું નથી જેમ જીવું છું એમ જ જીવવાનો છું અને મને ભવપાર કરવાનો છે સંતો વિચાર ચડી ગયા આનું શું કરવું નવ નાવિક કે કઠણ પીડ્યું ને પીડ્યું ને કઠણ દયાનંદ સ્વામી કે જરાય કઠણ નથી એક પણ નિયમ પાળતો નહીં જા તારું રોકડું કલ્યાણ એમ હા સામે કિંદાર ઉતાર્યા સંતો હાલતા થઈ ગયા ભાઈ સંતોએ અને આ બેઠા છે ને એને વિચાર કર્યો મારા સાધુએ કીધું કે રોકડું કલ્યાણ કરવું અને સાધુએ કીધું તું નિયમ રાખજો પણ આ અનાડી એકે નિયમ પાળવાનો નથી આ પાપ કરતો છે એ એમ જ કરશે અને મારે એને એમનેમ જ ઉફાડી જવાનો અને સંતોએ કીધું કે એનું કલ્યાણ રોકડું અને આ માળો સામે પગ ભરાવીને બેઠો કે હું એક પણ નિયમ પાળું નહીં અને જે જીવન જીવશે ત્યાં સુધી પાપ કરે ને બધું કરે ને છતાંય મારે લઈ જવાનો ભાઈ બી ઘેરે પહોંચ્યો હાથ પગ ધોયા વાળું પાણી કર્યા ખાટલે બેઠો તાવ આવ્યો લાંબો થઈને સૂતો અને અજવાળું છું ઘરના કહેલા એ મેં બે સાધુ ને પાંચ સાધુ ને ઉતારી આવ્યા છે લ્યો આવ્યા છે મને તેડવા માટે હું જાઉં છું નમસ્કાર વયો ગયો હા પાર ઉતરી ગયો વયો ગયો શ્રીજી મહારાજ કે પાપ કરવા જેવું ભયાળ રેવા દઉં તો રે ને <laughs> રોકડું કલ્યાણ બોલો રે તો નિયમ પાડવા ન પાડવા કઈ નહીં એમનો સાધુ નો જોગ થયો ને ઘરે પહોંચ્યો ને તાવ આવ્યો ને શ્રીજી મહારાજ ને સંતો આવીને તેડીને લઈ ગયા બોલો ક્ષણમાં ક્ષણમ અપી જન સંગતિ રેખા ભવતી ભવારણવ કરણે નૌકા પાર ઉતરી જાય આવો ક્ષણનો સત્સંગ છે એનો મહિમા છે પણ એ બધી વાત એટલી મહત્વની છે કે જો સાચા મળે તો બાકીની વાત આવતા શુક્રવારે સજાનંદ સ્વામી મહારાજ વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો